ધર્મ તો હવે વર્ણ ધર્મ પ્રમાણે આપણે જોઈએ તો વર્ણ ધર્મ સૌપ્રથમ કોઈ બી વ્યક્તિનું વર્ણ નક્કી કે કઈ કઈ વસ્તુ પરથી થાય તો એના પેરામીટર કયા ત્રણ તો એ આપણે જોયા લાસ્ટ ક્લાસમાં કે જન્મ કર્મ અને સંસ્કાર એ ત્રણેય વસ્તુ ઉપરથી કોઈ પણ વ્યક્તિનું હલો હા સાંભળું છું હા એ ત્રણ વસ્તુ ઉપરથી એમનું વર્ણન કીધા દાખલા તરીકે જન્મ તો કોઈ પણ વ્યક્તિ છે તેના માતા પિતા બ્રાહ્મણ હોય જન્મથી માતા પિતા બ્રાહ્મણ હોય પછી કર્મ તો કર્મમાં પછી બે કેટેગરી આવી આપણે જોઈ કે વેદશાસ્ત્રોના અધ્યયનથી જે દક્ષિણા મેળવે અને એ વેદશાસ્ત્રના અધ્યયન કરાવતા હોય અને બીજો જોયું કે આપણે કર્મકાંડથી પોતાનું ગુજરાન ચલાવતા હોય તો એ બ્રાહ્મણની કેટેગરીમાં આવે અને સંસ્કાર તો સંસ્કાર કેવી રીતે કે શાસ્ત્રોના નિયમ અને શાસ્ત્રોની વિધિ પ્રમાણે અને યથાયોગ્ય સમયે થયેલા એના સોળ સંસ્કાર એટલે જન્મ કર્મ અને સંસ્કારથી જે વ્યક્તિ એકદમ પેરેલ આવતું હોય તો તેને આપણે બ્રાહ્મણ કહી શકીએ એ સેમ બેઝ ઉપર ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રને પણ આપણે નક્કી થઈ શકે નું વર્ણ પછી એવી રીતે જ આપણે એના અંદર વર્ણશંકર અને વર્ણ બાહ્ય તો એ પણ કેટેગરી આપણે એમાં જોયેલી હતી તો વર્ણશંકર એટલે કે જેમના માતા અલગ વર્ણથી હોય પિતા હોય બીજા સમજો માતા બ્રાહ્મણ છે પિતા ક્ષત્રિય છે એનાથી જે બી સંતાન થાય એ વર્ણશંકર થાય અને વર્ણ બાહ્ય એટલે આ કોઈ કેટેગરીમાં ના આવે આવતા હોય એ લોકો એ ટાઈપના લોકો એ વર્ણ બાહ્યમાં આપણે જોયા પછી આશ્રમ ધર્મ વિશેષ ધર્મની બીજી સબ કેટેગરી છે આશ્રમ ધર્મ એમાં આપણે ચાર આશ્રમ જોયા અને પાંચમું જે તમને અનાશ્રમી બતાવ્યું હતું ને એ ચાર્ટમાં મોકલેલું હતું હા તો આશ્રમમાં આપણે ફર્સ્ટ આપણે જોયું બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ સંન્યાસ જોયો તો બ્રહ્મચર્ય આશ્રમમાં કેવી રીતે કે વેદોનો વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો અધ્યયન કરવું એ બ્રહ્મચર્યમાં આવે ગ્રહસ્થાશ્રમ એટલે જે લગ્ન જીવન પછી આપણે સોસાયટીમાં રહીને ધર્મનું પાલન કરીએ એ આશ્રમમાં આવી જાય વાનપ્રસ્થાશ્રમ એટલે કે આપણે અહંતા મમતા સંસારમાંથી થોડી ઓછી થતી જાય એ એ જ વાનપ્રસ્થાશ્રમમાં આવી જાય અને સંન્યાસ સંન્યાસાશ્રમ એટલે કે ભગવાન માટે પાછળ પોતાનું આપણું જીવન સમર્પિત કરી અને ઘરનો ત્યાગ કરીને સંન્યાસ લેવો તો હવે એ સંન્યાસ લેવો એ ફક્ત અધિકાર બ્રાહ્મણને જ છે બીજા કોઈ વર્ણના એને નથી તો પૂર્ણ આશ્રમ ધર્મ જે છે કે જેવી રીતે બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ એ ત્રણેય જે બ્રાહ્મણ વર્ણથી વ્યક્તિ હોય એ નિભાવી શકે છે બાકી ક્ષત્રિય છે એ ફક્ત બ્રહ્મચર્ય ગ્રહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમ નિભાવી શકે વૈશ્ય છે એ બ્રહ્મચર્ય અને ગ્રહસ્થ નિભાવી શકે અને શુદ્ર છે એ ફક્ત ગ્રહસ્થ ગ્રહસ્થ આશ્રમમાં રહીને પોતાનું જીવન જીવી શકે અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો વેદ શાસ્ત્રની જે વ્યવસ્થા છે એ જાણવી અને એ મેન્ટેન કરવી અને પ્રભુ પ્રત્યેનો આદર છે એ જ આપણો મેન તો ધર્મ છે એટલું આપણે લાસ્ટ ક્લાસમાં સમજ્યા હતા છે કઈ બાકી રહી ગયું અને આત્મધર્મ તો આત્મધર્મમાં આવી રીતે છે કે આત્માના કલ્યાણ માટે ભગવદ આશ્રય કૃષ્ણ સેવા શ્રવણ કીર્તન સ્મરણ જે તમે નવધા ભક્તિ ભક્તિના ચાર્ટમાં બતાવ્યું હતું પાદ સેવન અર્ચન વંદન એ બધું માં આવે ક્યાં તમારા બીજા બધા કેમ ગયા આવે રજા અનાશ્રમી નું સમજાવજો ને એકચ્યુઅલી જો વર્ણ ધર્મની જે વાત હતી ને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર્ટ ડ્રો કર્યો હોય તો એમાં જોઈ લેજો તો ક્લિયર થશે ફટાફટ બધા મેં વોટ્સએપ પર મોકલ્યું હતું તો જો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આજે ચાર વર્ણ છે એના માટે મેં જે રીતે કીધું કે જન્મ કર્મ અને સંસ્કાર આ ત્રણેય ફેક્ટર એ વ્યક્તિના વર્ણને ડિસાઈડ કરે હવે તમે જો એ વર્ણના છો તો શાસ્ત્ર કેટલીક જાતના કર્તવ્ય બતાવે છે રાજા હા રાજા હા બોલ રાજા તો આપનો અવાજ બહુ એકો થાય છે કે આજે અમે છે ને અહીંયા હોલમાં બેઠા છીએ ને વિદ્યાપીઠ પર એટલે કદાચ પ્રોબ્લેમ હોય હવે બરોબર છે અવાજ ઓછું આવે છે અને એકો થાય છે એવું થાય છે હવે બરોબર છે હા સારું વર્ણ છે એ ચારે વર્ણના વ્યક્તિને શાસ્ત્ર એ વર્ણના હિસાબે એમને કેટલા કર્તવ્યો બતાવે છે એ જેમ કે હવે તમે સવારથી ઉઠો અને રાત સુધી સુવો ત્યાં સુધી તમારે શું કરવાનું એઝ અ બ્રાહ્મણ એઝ અ ક્ષત્રિય એઝ અ વૈશ્ય અને એઝ અ શૂદ્ર તમારી વર્ણની પોતાની જે આઈડેન્ટિટી છે પોતાની જે ઓળખ છે એના હિસાબે તમે શું કરશો તો શાસ્ત્ર કેટલી જાતના કર્તવ્ય આપણને બતાવે છે કે તમે જો બ્રાહ્મણ છો તો એટલીસ્ટ આટલું તો તમારે પોતાની દિનચર્યામાં કરવાનું જ છે તો એ કેટલી જાતના કર્મ છે કર્મના ટાઈપ છે એ જરા લખી લેજો શાસ્ત્ર ચાર પ્રકારના કર્મ બતાવે છે એક છે નિત્ય કર્મ નિત્ય કર્મ ન સંભળાય ત્યાંથી ઓનલાઈન જોડાયેલા હોય ને તો કહેજો નિત્ય કર્મ બીજું છે નૈમિત્તિક કર્મ એક નિત્ય કર્મ બીજું નૈમિત્તિક કર્મ ત્રીજું છે કામ્ય કર્મ કામ્ય કામ્ય કર્મ અને ચોથું છે પ્રાયશ્ચિત अथवा निषिद्ध कर्म निषिद्ध લખો ને પ્રાયશ્ચિત નૈમિત્તિકમાં નિષિદ્ધ કર્મ લખો પ્રાયશ્ચિતને કેન્સલ કરજો તો નિત્ય કર્મ નૈમિત્તિક કર્મ કામ્ય કર્મ અને નિષિદ્ધ કર્મ આ ચાર કર્મની કેટેગરી છે કર્મ મતલબ તમે દિવસભરમાં શું કરી શકો શું તમારે કરવાનું છે કામ કર્મ મતલબ એક્ટિવિટી કોઈ જાતની તો આ ચાર પ્રકારના કર્મ શાસ્ત્ર બતાવે છે નિત્ય નૈમિત્તિક કામ્ય અને નિષિદ્ધ એ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને આ ચારે વર્ણના લોકો માટે પણ છે અને બ્રહ્મચર્ય ગ્રહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસ આ ચારે આશ્રમના વ્યક્તિ માટે પણ એ રીતે એને કેટેગરાઇઝ શાસ્ત્ર કરે છે હવે હા સંભળાય છે ને ત્યાં જો નિત્ય કર્મ એ છે કે જે રોજ કરવાના હોય કેટલી એક્ટિવિટી એવી હોય શાસ્ત્ર કે આટલું તો તમારે કમસે કમ રોજ જ કરવાનું દિવસભરમાં તો નિત્ય કર્મ એ છે કે જે ડેલી કરવાના છે નૈમિત્તિક એ છે કે જે પ્રસંગોપાત કરવાના હોય ક્યારેક ક્યારેક એનો પ્રસંગ હોય જ્યારે ત્યારે એ કામ થાય અને જ્યારે એ પ્રસંગ ન હોય ત્યારે કાર્ય ન હોય ત્રીજું જે છે કામ્ય કર્મ તો કામ્ય કર્મ એ છે કે જ્યારે તમને કોઈ વસ્તુની ઈચ્છા હોય કે મને આ જોઈએ છે તો શાસ્ત્ર કે છે કે તમે આ વસ્તુ મેળવવા માટે આ કર્મ કરી શકો છો તો એ કામ્ય કર્મ છે મતલબ આપણે કોઈ જાતની કામના સાથે કોઈ કર્મ કરીએ કે ચાલો ફોર એક્ઝામ્પલ મને સ્વર્ગ જોઈએ છે તો શાસ્ત્ર કે છે કે તમે આ અગ્નિ આ યજ્ઞ જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરો તો તમને સ્વર્ગ મળી જાય તો આ કેવું છે બધા માટે કમ્પલસરી નથી પણ જેને સ્વર્ગ જોઈએ છે એને આ કર્મ કરવાનું તો એ છે ત્રીજું શું કીધું કામ્ય કર્મ અને ચોથું નિષિદ્ધ કર્મ એ છે કે શાસ્ત્ર જેના માટે ના પાડે છે કે આ તમારે નહીં કરવાનું તો એ નિષિદ્ધ કર્મ તો કર્મની આ ચાર કેટેગરી બતાવી એક નિત્ય કર્મ કે જે રોજ કરવા જોઈએ નિયમથી નૈમિત્તિક કર્મ કે જે ક્યારે ક્યારે પ્રસંગો ઉપર કરવા જોઈએ કામ્ય કર્મ એ કે જો તમને કોઈ વસ્તુની કામના છે તો એની પૂર્તિ માટે કર્મ કરવાનું કમ્પલસરી નથી ને ચોથું જે નિષિદ્ધ કર્મ એવા કર્મો છે કે જે નહીં કરવા જોઈએ શાસ્ત્ર જેના માટે ના પાડે છે તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આ બધા પોતપોતાના વર્ણ પ્રમાણે શાસ્ત્ર નિત્ય નૈમિત્તિક કામ્ય અને નિષિદ્ધ આ ચારે પ્રકારના કર્મોને ડિવાઈડ કરે કે જો તમે બ્રાહ્મણ છો તો તમે તમારે રોજ કરવાનું છે પણ એ જ કર્મ ક્ષત્રિય માટે નથી સેમ વે કોઈ કર્મ ક્ષત્રિય માટે હોય તો વૈશ્ય માટે નથી તો કોઈ સ્પેશિયલ કોઈ કર્મ શાસ્ત્ર કહે છે કે તમે બ્રાહ્મણ છો તો તમારે આટલું તો કરવાનું છે એ સેમ કર્મ ફરી ક્ષત્રિય માટે નથી એને નથી કરવાનું એના માટે કોઈ બીજું કર્મ છે તો એ રીતે શાસ્ત્ર ચારે કર્મોને વર્ણ અને આશ્રમ બંનેના પ્રમાણે ડિવાઈડ કરે છે ફોર એક્ઝામ્પલ જે રીતે તમે યજ્ઞોપવિત તમારી થઈ અને તમે બ્રહ્મચર્ય આશ્રમમાં એન્ટર કર્યું યજ્ઞોપવિત જે ઉપનયન સંસ્કાર જનોઈ પહેરવી એ બ્રહ્મચર્ય આશ્રમનું એડમિશન છે કે હવે તમે વેદાધ્યયન માટે જવા માંગો છો તો એની એડમિશન પ્રોસેસ તરીકે જનોઈ આપવામાં આવે વ્યક્તિને કે તમે યજ્ઞોપવિત ધારણ કર્યું હવે તમે વેદ નું અધ્યયન કરી શકો એની ક્વોલિફિકેશન છે એનું એડમિશનની પ્રોસેસ છે તો બ્રહ્મચારી છે એને કોઈ કર્મ બતાવવામાં આવે તો એ ગ્રહસ્થ નથી કરવાના ગ્રહસ્થ ને જે કર્મ બતાવવામાં આવે બ્રહ્મચાર્ય નથી કરવાના એ રીતે બધા જ જેટલા પણ નિત્ય નૈમિત્તિક કામ્ય અને નિષિદ્ધ આ ચારે પ્રકારના કર્મ પોતાના વર્ણ અને પોતાના આશ્રમ પ્રમાણે ડિફર કરે છે બધા માટે એક જ કર્મ બધા માટે નથી બતાવાયું જેવી રીતે શાસ્ત્ર કહે છે કે જેની જનોઈ થઈ ગઈ હોય અને ત્રણ સમય સંધ્યા અને ત્રણ સમય હવન કરવું જોઈએ નિયમથી કરવું જોઈએ બ્રહ્મચારી છે તો એને કરવું જોઈએ ગ્રહસ્થ છે તો એના માટે ફરી ચેન્જ થઈ જાય નિયમ સંન્યાસી હોય તો એને ન તો સંધ્યા કરવી ને હવન કરવું બધું માનસિક જ કરી લેવાનું તમે જે આશ્રમમાં છો તમે બ્રાહ્મણ છો તો એના મંત્રો અલગ છે તમારી સંધ્યા કરવાની રીત અલગ છે તમારી પ્રોસેસ અલગ છે સેમ વે બ્રહ્મચારી માટેના મંત્ર અલગ છે બ્રહ્મચારીની પ્રોસેસ અલગ છે ગ્રહસ્થ તમે થઈ જાઓ તો ફરી બધું ચેન્જ થઈ જાય તો શાસ્ત્ર પહેલા તમને આઈડેન્ટિટી માંગે છે કે તમે બ્રાહ્મણ છો ક્ષત્રિય છો વૈશ્ય છો કે શૂદ્ર છો એ તમે આઈડેન્ટિટી પોતાની બતાડો એના પછી પોતાનો આશ્રમ પૂછે છે કે તમે બ્રહ્મચારી છો તમે ગ્રહસ્થ છો વાનપ્રસ્થ છો કે સંન્યાસી છો આપણી જે આઈડેન્ટિટી આપણી જે સ્ટેટસ એના પ્રમાણે શાસ્ત્ર આપણને એ એ કર્મ બતાવે છે જેના સમય આપણે કરવું જોઈએ નિત્ય કર્મ જે રીતે સ્નાન કરવું સંધ્યા ગોગરા સ્થાપવો હોમ કરવો ને વૈશ્વદેવ આ કેટલાક આઠ દસ કર્મોની લિસ્ટ છે જે રોજ કરવું જોઈએ એ તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બ્રહ્મચારી ફરી જો પોતાની આઈડેન્ટિટી પ્રમાણે બધું ચેન્જ થશે કર્મ નૈમિત્તિક કર્મ તો જે રીતે ફોર એક્ઝામ્પલ સંસ્કાર વગેરે હોય તર્પણ છે શ્રાદ્ધ કરવું તો રોજ ના હોય પ્રસંગ ઉપર હોય જે દિવસે હોય જે તિથિ હોય એના પ્રમાણે કર્મ થાય જે તો કોઈ વિશેષ યજ્ઞ હોય કે સંસ્કાર લગ્ન પ્રસંગ વગેરે છે જનો છે બીજા પણ સંસ્કાર બાળક જન્મે તેત્યારથી પુનસવન સંસ્કાર લે લઈને મૃત્યુ સુધી બધા સંસ્કાર થાય ત્યારે તો એ શું છે નિયમિત છે રોજ નથી કરવાનો જ્યારે એનો ટાઈમ હોય જ્યારે પ્રસંગ હોય ત્યારે કરવાનો હોય તો એ નિયમિત કર્મ છે एग्जांपल લખી રાખજો એકમે તો ધ્યાન રખકો નિત્ય કર્મ एग्जांपल સંધ્યા સ્નાન હોમ વૈશ્વદેવ બોગરાસ આબદ પછી નૈમિત્તિક કર્મ છે તો એમાં સંસ્કાર મતલબ કે જે વિવાહ વગેરે સંસ્કાર થાય જનોઈ છે પુંસવન સંસ્કાર કર્ણવેધ આ બધા એના ટાઈમ ટુ ટાઈમ એ રીતે સંસ્કાર થાય એના સિવાય શ્રાદ્ધ કરવું છે તર્પણ કરવું છે તો એનો જ્યારે સમય ડિસાઇડેડ હોય ત્યારે આ બધી વિધિઓ થાય તો એ શું છે નૈમિત્તિક કર્મ જે ક્યારે ક્યારે કરવાના હોય શબ્દને જુઓ તો નિમિત્ત ઉપર એટલે કે જ્યારે એ કર્મ કરવાનો ટાઈમ હોય ત્યારે એ કર્મ થાય એના વગેરે કર્મ ન થાય ત્રીજું જે છે કામ્ય કર્મ એમાં એક્ઝામ્પલ લખી લો જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય જ્યોતિષ્ટોમ સ્વર્ગ કામેણ જ્યોતિષ્ટોમ જુહ્યાત આ શાસ્ત્રનો મંત્ર છે કે જો તમને સ્વર્ગની ઈચ્છા હોય તો જ્યોતિષ્ટોમ યજ્ઞ કરવું જોઈએ જ્યોતિષ્ટોમ યજ્ઞ જે સારી રીતે સંપન્ન કરે એને સ્વર્ગ મળે તો આ શું છે કામ્ય કર્મ છે કે તમને સ્વર્ગ જોઈએ છે તો યજ્ઞ કરવાનો સ્વર્ગ નથી જોયું તો યજ્ઞ નહીં કરવાનું એ જાતના પણ ઘણા બધા તો એક એક્ઝામ્પલ છે વેરાયટી આમાં ઘણી બધી છે તમને કોઈ વસ્તુની કામના હોય તો કામનાની પૂર્તિ માટે કર્મ કરવાનું એના પછીનું જે પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત કર્મ એ છે કે તમારાથી કોઈ જાતની ભૂલ ચૂક થઈ જાય તો માફીના રૂપમાં કર્મશાસ્ત્ર બતાવે કે જે રીતે એક એક્ઝામ્પલ લ્યો તો જેમ કે સંધ્યાના સમય ફિક્સ હોય ત્રણ સમય સંધ્યા કરો તો એક જ્યારે સૂર્ય ઉગ્યો ન હોય ત્યારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં સવારે ચાર વાગે પહેલી સંધ્યા ત્યારે થાય બીજી મધ્યાહન સંધ્યા બપોરે થાય બાર વાગે ને સાયમ સંધ્યા સૂર્યાસ્ત પહેલા થાય તો કોઈ વ્યક્તિથી સમય ચૂકાઈ જાય જેમ કે આ મુહૂર્ત છે સંધ્યાનું અને એનાથી બે મિનિટ પણ મોડું થઈ જાય તો એ કર્મનું પ્રયશ્ચિત કર્મશાસ્ત્ર બતાવે કે એક લાખ ગાયત્રીના જપ કરી લેવાના અને એ જાતના પ્રયાસ શાસ્ત્ર બતાવે છે કોઈ એનાથી બી મોટી ભૂલ થઈ જાય તો પછી ગાયનું દાન કરવું છે ભૂમિનું દાન કરવું જેમ કે દેવ દ્રવ્ય માટે સૌથી મોટી વાત કે કોઈ વ્યક્તિ દેવનું દ્રવ્ય ખાઈ લે લાસ્ટ ટોપિકમાં જે આપણે ભણ્યા હતા દેવ દ્રવ્ય કોને કહેવાય જે પ્રભુનું દ્રવ્ય છે જે ભગવાનને ભેટ આપેલી છે એ દ્રવ્યનો કોઈ પણ જાતનો ઉપયોગ આપણે કરી લઈએ તો શાસ્ત્ર કહે છે કે જેટલું દેવ દ્રવ્ય લીધું એનું ત્રણ ગણું દાન કરવું જોઈએ એ શું જે પ્રયાસ છે એનાથી તમે કર્મ છૂટી ગયું એવું નહીં પણ માફી મળી એ અર્થમાં જેમ તમે એક લાખ રૂપિયાનું દેવદ્રવ્ય ખાઈ ગયા જેમ કે આજકાલના મનોરથોમાં તો કરોડોની કિંમત હોય છે લાખની તો વાત જ નથી તો પચીસ લાખનો એક મનોરથ થાય એટલું દેવદ્રવ્યનું તમે ખાધું હોય તો એના કરતાં ત્રણ ગણું કોઈ બ્રાહ્મણને તમે દાન કરો ત્યારે તમારું એ કર્મ નિવૃત્ત થાય આ શું છે પ્રયશ્ચિત તમારાથી ભૂલ થઈ તો તમારે કરવાનું બાકી દરેક વ્યક્તિ એ કરવાનું હોતું નથી તો એવા કેટલાક પ્રાયશ્ચિતમાં કર્મશાસ્ત્ર બતાવે છે કે તમારાથી કોઈ જાતની ભૂલ થઈ જાય તો એ સુધારવા માટે ભૂલની માફીના રૂપમાં કોઈક કર્મ કે કોઈ પ્રાયશ્ચિત તમને શાસ્ત્ર બતાવે કે ચલો ગાયનું દાન કરો કે બ્રાહ્મણોને જમાડી દો કે બ્રાહ્મણોને આટલો કિલો અનાજનું દાન કરો એ જાતના પ્રાયશ્ચિત કર્મ તમારું ભૂલ કેટલી મોટી છે એના પ્રમાણે શાસ્ત્ર પ્રાયશ્ચિત બતાવે બ્રાહ્મણ માટે જો બ્રાહ્મણ થી કોઈ વ્યક્તિની હત્યા થઈ જાય તો શાસ્ત્ર કે છે સ્વતઃ અગ્નિ સ્નાન કરવું જોઈએ એ જ એનું પ્રાયશ્ચિત કોઈ બ્રાહ્મણ મર્ડર કરી દે બ્રાહ્મણથી હત્યા થઈ જાય તો શાસ્ત્ર કે છે કે બ્રાહ્મણ તો બધાનો આઈડિયલ છે તો શ્રેષ્ઠ છે એનાથી આવી ભૂલ થઈ જાય તો સ્વતઃ અગ્નિ પ્રવેશ કરવો જોઈએ બળી મરવું જોઈએ તમારે બ્રાહ્મણ છો જ્ઞાની છો શાસ્ત્ર ભણ્યા છો તમારાથી કેમ આવી ભૂલ થઈ જાય તો પ્રાયશ્ચિત કર્મ શાસ્ત્ર કેટેગરી પ્રમાણે બતાવે છે કે તમારી ભૂલ કેટલી મોટી છે એના પ્રમાણે પ્રાયશ્ચિતના કર્મોની પણ કેટેગરી વધતી જાય જે રીતે દેવદ્રવ્ય માટે આવ્યું કે તમે એક રૂપિયાનું દેવદ્રવ્ય કાઢો તો ત્રણ રૂપિયાનું દાન કરવું જોઈએ તો એ ત્રણ ગણું દાન શાસ્ત્ર બતાવે છે તો એ જાતે ની કેટેગરી નાની ભૂલ હોય તો નાનું છે પ્રાયશ્ચિત કોઈ મોટી ભૂલ છે તો મોટું છે પ્રાયશ્ચિત એ હિસાબે પ્રાયશ્ચિત કર્મ કર્મનું એક ટાઈપ છે ચોથી નિષિદ્ધ કર્મ જે છે એનું પ્રાયશ્ચિત કર્મ શાસ્ત્ર બતાવે કે આની ના પાડી છે ને તમારાથી જો આ કામ થઈ જાય તો પછી હવે એનું પ્રાયશ્ચિત કર્મ કરો બ્રાહ્મણ ને જો ત્યાં સુધી જો યુદ્ધ વગેરેમાં જો બ્રિજેશભાઈએ તમને કદાચ સંભળાયો નહીં હોય માં બ્રિજેશભાઈ એવું પૂછે છે કે બ્રાહ્મણ જૂના સમયમાં જે યુદ્ધ વગેરે થતું તો ત્યારે બ્રાહ્મણો વગેરે એ કર્મની અંદર પાર્ટિસિપેટ થઈ શકે કે ન થાય ને થાય તો એમની શું ભૂલ ને શું પ્રાયશ્ચિત એ ક્વેશ્ચન છે બ્રિજેશભાઈનું બ્રાહ્મણ માટે જો ત્યાં સુધી વાત છે કે શાસ્ત્ર એમ કે બ્રાહ્મણ ની આજીવિકા તો વેદ ભણવું વેદ ભણાવવું અને આ જાતના કોઈ પણ વિધિ કર્મ વગેરે કરાવવા અને એની દક્ષિણા દેવી બ્રાહ્મણની આજીવિકા તો આ શાસ્ત્ર બતાવે છે હવે શાસ્ત્ર કહે છે કે ક્યારે કોઈ બ્રાહ્મણ તો ભણાવવા તૈયાર છે પણ વિદ્યાર્થી જ ન આવે એવી પણ તો કન્ડિશન થાય તમે કર્મ જાણો છો પણ લોકો કર્મ કરાવતા જ ના હોય તો શું કરે કંઈક તો એને આજીવિકા તો જોઈએ ને તો શાસ્ત્ર એને એમ કે છે કે આવા આપાતકાલમાં તમે કઈ આજીવિકા કરી શકો તો શાસ્ત્ર કે છે કે એને કોઈ વ્યક્તિને રોકીને ખેતી કરાવવી જોઈએ કોઈ જમીન છે કોઈના થ્રુ જેમ કે હું કૃપાને હાયર કરું એને પગાર આપું ને કહું કે તું ખેતી કર અને આમાંથી જે ભાગ હોય મારું અને અડધું તારું એ રીતે બ્રાહ્મણ આપાતકાલમાં કરી શકે તો શાસ્ત્રીનો સાવધાની ત્યાં સુધી કે બ્રાહ્મણ પોતે કેમ ખેતી ન કરી શકે કેમ કે એમાં જીવોની હિંસા છે બ્રાહ્મણ હિંસા ના કરી શકે બ્રાહ્મણનો સ્વભાવ જ નથી કે હિંસા થાય નથી બ્રાહ્મણ વેદપાઠી છે બ્રાહ્મણ જ્ઞાની છે બ્રાહ્મણ શ્રેષ્ઠ છે આ જાતનું કુકર્મ બ્રાહ્મણ ના કરી શકે પણ આવી આપાતકાલમાં કોઈકથી કરાવી શકે નીચ વ્યક્તિથી કરાવી શકે રાષ્ટ્રની હિંસા પ્રત્યે સાવધાની અહીંયા સુધી છે કે બ્રાહ્મણથી તો ના જ થાય બીજા જે કરે થાય ને યુદ્ધ વગેરેમાં લડવું સમાજની સુરક્ષા માટે કામ આપવું એ ક્ષત્રિયનું કરવું છે બ્રાહ્મણ માટે નથી જૂના સમયમાં જે રીતે રાજાઓને ત્યાં બ્રાહ્મણો કામ કરતા તો એમની કાર્ય કેવલ એટલું હતું કે રાજાની સભામાં એનું એક સ્થાન હોય અને ધર્મ સંબંધી જે કંઈ પણ માર્ગદર્શન જે છે એ બ્રાહ્મણ આપે ત્યાં સુધી કે ક્ષત્રિય પણ રાજા કોઈ પણ મોટું યુદ્ધ કરીને આવે તો એના પછી દરેક રાજા માટે પ્રાયશ્ચિત કમ્પલસરી હતું તમે યુદ્ધ કર્યું લાખો કરોડો લોકો મર્યા છે તો એનું પ્રાયશ્ચિત તમારે કમ્પલસરી છે બીજા કોઈની વાત કરો ના કરો રામચંદ્રજીએ પોતે અશ્વમેધ દ્વારા પ્રાયશ્ચિત કર્યું કેમ કે રાવણને માર્યો રાવણ ખરાબ તો ખરાબ પણ બ્રાહ્મણ હતો એ ચરિત્ર રામાયણમાં આવે છે કે જ્યારે રામચંદ્રજીથી આવું કાર્ય થઈ ગયું કે પાછા પધારે યુદ્ધમાંથી ને રાજ્યાભિષેક ને બધું ધૂમધામથી બધું પૂરું થયું પછી વશિષ્ઠ ઋષિ આવીને એમને કીધું કે તમારે પ્રાયશ્ચિત બાકી છે તો રામચંદ્રજીએ પોતે આર્ગ્યુમેન્ટ આપી કે મેં તો એક અસુરને માર્યો છે કે જે રાક્ષસ હતો જે લોકોને પરેશાન કરતો તો એવા વ્યક્તિને માર્યું છે તો ત્યારે વશિષ્ઠે કીધું કે બે દિવસ પહેલા તમારા રાજ્યાભિષેકમાં કોઈ બ્રાહ્મણે ભોજન એટલા માટે નથી કર્યું કેમ કે તમે એ કર્મનો પ્રયાશ્ચિત નથી કર્યું રામચંદ્રજીના રાજ્યાભિષેકના કરવામાં કોઈ બ્રાહ્મણ જમ્યો નહીં શું કામ કેમ કે રાજા છે અને યુદ્ધનું પ્રયાશ્ચિત બાકી છે એવાનું ભોજન ન કરી શકાય તો હિસાબભાઈ વશિષ્ઠે કીધું કે પ્રાયશ્ચિત તો કમ્પલસરી છે તો અશ્વમેધ યજ્ઞ જે રામચંદ્રજીએ કર્યું ને લવકુશ વગેરેની વાર્તા આગળની તો ખબર હશે તો અશ્વમેધ યજ્ઞ જે છે આના માટે નથી થયું કે રામચંદ્રજીને ચક્રવર્તી થવું હતું પણ એ અશ્વમેધ યજ્ઞ પ્રાયશ્ચિતના રૂપમાં થયું કેમ કે એમણે બ્રાહ્મણને માર્યો તો હિંસાના સંબંધમાં આપણું શાસ્ત્ર પણ એટલું જ સ્ટ્રિક્ટ છે એવું નથી કે આપણે મારકાટ જ પસંદ કર્યું છે પણ તમે રાજા છો લોકોની સુરક્ષા તમારું કર્તવ્ય છે પણ એ સુરક્ષાના રૂપમાં પણ જો તમારાથી હિંસા થાય તો પણ શાસ્ત્ર કે જે પ્રાયશ્ચિત તો કરવું જ પડે ખરાબ કામ થોડી છે કોઈને પરેશાન કરે છે વ્યક્તિને મારવું ખરાબ નથી પણ કેમ કે હિંસા તો થઈ જ છે નિર્મા પણ રાવણ મર્યો એટલે બ્રાહ્મણની હિંસા થઈ છે એટલે ત્યાં રામચંદ્રજીએ પોતે પણ પ્રાયશ્ચિત કર્યું તો રાજા માટે આ લેવલ સુધી આપણે ત્યાં આ બધા પ્રયાસિત વગેરે કર્મો બતાવ્યા રામાયણ કોઈ કથાની અંદર આ વાત નથી આવતી પણ એક વખત એવું થયું કે કોઈ શૂદ્ર જે છે વેદ સાંભળી ગયો રામ રાજ્યમાં કોઈ શૂદ્ર વેદ ભૂલથી સાંભળી ગયો પસાર થતા સાંભળી ગયો રામચંદ્રજીના બે કાનમાં સીસું ભરાવ્યું એટલે કાચ કાંત નખાવ્યું કેમ કે શૂદ્ર વેદ સાંભળી ગયો રામચંદ્રએ કીધું કે મારું રાજ્ય છે રામ રાજ્ય છે એની અંદર આ જાતનું જઘન્ય કૃત્ય થાય કેમ શૂદ્ર કેમ વેદ સાંભળી જાય આપણે તેની જે વ્યવસ્થા હતી રાજ્ય વ્યવસ્થા કહો કે ધર્મ વ્યવસ્થા કહો કે લોકોની સમાજ વ્યવસ્થા કહો તો આ લેવલ સુધી આપણે ત્યાં ધર્મ દરેક જગ્યાએ રેગ્યુલેશન આપ્યું એ રાજાઓને ત્યાં બ્રાહ્મણો આ કાર્ય કરતા વશિષ્ઠ ઋષિ જે કુલગુરુ કહેવાય ને એ કુલગુરુ આના હિસાબે રહેતા રાજાને જ્યારે જ્યારે આ જાતનું ધર્મનું માર્ગદર્શન આપવું રાજાના એના એના કર્તવ્યોને બતાડવું શીખાડવું કંઈ કરાવવું ન કરાવવું આ દરેક બાબતમાં કુલગુરુ પાસે માર્ગદર્શન લઈ પછી રાજાઓ કાર્ય કરતા કેમ કે ગુરુનું સ્થાન તો બ્રાહ્મણનું પોતે ક્ષત્રિય છે આ જાતની વર્ણ વગેરે સંબંધી વ્યવસ્થા આપણે ત્યાં હતી કે જેને જે ચીજનો અધિકાર છે એને એ જ કરવું જોઈએ મેં લાસ્ટ ક્લાસમાં પણ એ વાત બતાવી હતી કે શૂદ્ર આજે જે રીતે અનટચેબિલિટીની પાછળ લોકો આંદોલન છેડી દે છે આંબેડકરે શરૂ કર્યું એની પાછળ તો લોકો જૂના સમયમાં શૂદ્રની એવી વૃત્તિ નથી કે અમે હીન છીએ કે અમે લોકો અછૂત છીએ અમે અસ્પૃશ્ય છીએ એવી ભાવનાથી એ લોકો નતા જીવતા પણ એવી ભાવનાથી કે આગલા જન્મમાં અમારા કોઈ કુકર્મનું ફળ છે કે અમને વંચિત રાખવામાં આવ્યા છે એ રીતે એ લોકો પોતાના જીવનને ભોગ તરીકે કે અમારા પાપને અમે લોકો ભોગવી રહ્યા છીએ એટલે અમને આવા હીન કુલમાં વેદનો જ્યાં અધિકાર નથી એવા સ્થાનમાં અમને જન્મ મળ્યું છે આ રીતે આંદોલન નતું થતું કે અમે લોકો તો ગંદા છીએ ને તમે અમને અડીને નાવું કેમ પડે ને આવું કેમ થાય ને તેવું કેમ થાય તો જૂના ટાઈમમાં કેમ કે આ દૂષણ એ લોકોના મગજમાં કોઈએ ગોઠાડ્યું નતું કે તમે અછૂત છો તમે આવા છો ને તમે તેવા છો બગડી પરિસ્થિતિ એ પણ સત્ય છે એમાં પણ કંઈ ખોટી વાત નથી થયું છે આપણી સાથે પણ વેદ જે વ્યવસ્થા બતાવી છે એ કોઈને અછૂત બનાવવા પાછળ કે કોઈને નેગ્લેક્ટ કે કોઈને ઇગ્નોર કરવા માટે નથી કરી પણ કોઈક ના કોઈક તમારા પાપ છે તમારા પુણ્ય છે તો એના હિસાબે તમને એ એ કુલની અંદર જન્મ મળે છે સારા કુલના જન્મવાળા પોતાનું ગૌરવ સમજતા કે અમને પુણ્ય કર્મનું ફલ મળ્યું છે ને આવા જે જગ્યાએ એમનો જન્મ થતું તો એ લોકો પોતાનું જીવન એવી રીતે વિતાવતા કે અમે લોકો પાપી છીએ અમે કોઈ પાપ કર્યું તો એનું ફલ અમે લોકો ભોગવી રહ્યા છીએ ફરી એટલી વાત કે વેદમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણ સિવાય શૂદ્રનો અધિકાર નથી રાખવામાં આવ્યો એ જ રીતે જે વર્ણ વર્ણશંકર છે ને વર્ણ બાહ્ય છે એ લોકો પણ વર્ણશંકર મેં જે રીતે લાસ્ટ ક્લાસમાં પણ આપણે વાત કરી કે જે બે વર્ણના મિક્સચરથી જન્મ્યા બાલક છે તો શાસ્ત્ર જો ત્યાં સુધી જો એમને કેટલા ગંદા માન્યો શાસ્ત્ર ના તો નિત્યકર્મ બતાવે ન નૈમિત્તિક ન પ્રયશ્ચિત ના નિષેધ ન કોઈ જાતના સંસ્કાર શાસ્ત્ર કહે છે કે તમે કોઈ જાતનું સ્વચ્છંદ વર્તન કર્યું છે તમે ઇન્ડિપેન્ડન્ટ છો તમને કોઈની જરૂર નથી તમને કોઈનું રેગ્યુલેશન નથી જોઈતું એટલે તમે આ જાતનું કર્મ કર્યું છે તો હવે તમે પોતાની આખી લાઈફ ફ્રી છો તમે જે કરવું એ કરો શાસ્ત્ર એટલું નેગ્લેક્ટ કરે છે એમને એટલું ઇગ્નોર કરે છે કે અમને તમારી જરૂર જ નથી તમને જે કરવું એ કરો પોતાની ઈચ્છાથી કરો તો ન તો કોઈ શાસ્ત્રને કર્મ બતાવે ન કોઈ જાતની ઉપાસના બતાવે ન ભક્તિ બતાવે ન કોઈ મોક્ષ પ્રાપ્તિના ઉપાય કાંઈ જ નહીં એ જ વર્ણ બાહ્ય માટે પણ તો મ્લેચ્છ વગેરે જે છે એ જાતિઓ આપણા માટે એટલા માટે એ લોકો એવા છે વંચિત છે એ લોકો કે જેમને વેદનો અધિકાર નથી જેમને કોઈ જાતના કર્મમાં અધિકાર નથી તો વર્ણ સંકર અને વર્ણ બાહ્ય એ નીચ શૂદ્રથી પણ નીચ કેટેગરી શાસ્ત્ર કહે છે કે શૂદ્રને અડો ને તો વાંધો નહીં પણ મ્લેચ્છને કે વર્ણ સંકરને અડી જાવ ને તો તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ શૂદ્રને અડો તો નાહી લેવાથી ચાલી જાય પણ એમને અડી લેવાથી તો ઓર ગંદા છે લોકો મ્લેચ તો સાવે એટલી નીચ કેટેગરી શાસ્ત્ર બંને ને આપી છે કે તમારે તો કોઈ આઈડેન્ટિટી જ નથી તમે તો ક્યાંય સ્ટેટસ જ નથી તમે તો ક્યાંય પ્લેસ જ નથી રાખતા આ શાસ્ત્રનું આપણું બિહેવિયર શાસ્ત્રનું આટલું સ્ટ્રિક્ટ આવા લોકો માટે રહ્યું છે જે પ્રશ્ન હવે તમે પૂછ્યું અનાશ્રમી એ પણ એવા કે જે લોકો ન તો બ્રહ્મચારી ન ગ્રહસ્થ ન વાનપ્રસ્થ ન સંન્યાસી કોઈ આઈડેન્ટિટી જ નથી કે બ્રહ્મચારી થઈને તમે બ્રહ્મચાર્યના કોઈ ધર્મનું પાલન ન કરી શકો ગ્રહસ્થ થઈને તમે ગ્રહસ્થના ધર્મોનું પાલન ન કર્યું કોઈ એવી જાતની ભૂલ થઈ કે જેમ જૂના ટાઈમમાં નાત બાર કરી દેતા ને કે તમે આવી ભૂલ થઈ ગઈ અમારી નાતમાં આવું ન ચાલે અમારી જ્ઞાતિમાં તમારી સાથે કોઈ વ્યવહાર નહીં આ જાતનું જે આશ્રમના સંબંધમાં પણ હોય બ્રહ્મચારીને પણ શાસ્ત્ર નિયમ બતાવે છે ગ્રહસ્થને પણ બતાવે છે વાનપ્રસ્થને પણ છે સંન્યાસને પણ છે એમાંથી આ બધા આશ્રમોના નિયમોનું જે પાલન ના કરે આશ્રમો કોઈ આશ્રમમાં પ્લેસ ના રાખતો હોય એ અનાશ્રમ છે જે વર્ણ સંકર અને વર્ણ બાહ્ય બંને અનાશ્રમીની કેટેગરીમાં આવે કેમ કે શાસ્ત્ર એમને ન તો કોઈ આશ્રમ આપે છે ને ન તો કોઈ જાતની કોઈ જાત મતલબ ન તો વેદ ભણી શકે કે ન તો જ્ઞાતિમાં વિવાહ વગેરે સંસ્કાર થાય ન તો વાનપ્રસ્થ થઈ શકે ન સંન્યાસ લઈ શકે તો અનાશ્રમી એવી કેટેગરી છે કે જે કોઈ આશ્રમમાં પ્લેસ ન રાખતા હોય ન તો તમે પોતાને બ્રહ્મચારી કહી શકો ન ગ્રહસ્થ કહી શકો ન વાનપ્રસ્થ કહી શકો ન સંન્યાસ કહી શકો ફરી પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં આપણે બધા છે બધી અનાશ્રમીની કેટેગરી છે કે કોઈ આશ્રમના નિયમોનું પાલન ન થાય કોઈ આશ્રમ આપણે પ્લેસ ના રાખતા હોઈએ તો એ અનાશ્રમીની કેટેગરી છે વર્ણ ભાગ્ય છે એ તો ભોગ બાય પણ આશ્રમ ધર્મ જળવાય છે ને આશ્રમ તો ખતમ વર્ણ અને આશ્રમ બે ત્યારે ખતમ થઈ જાય જે દિવસે વિવાહ સંસ્કાર થયું અચ્છા મતલબ ત્યાં સુધીની જે કેટેગરી છે બસ ત્યાં જ પૂરું થઈ જાય તો જો રૂહીનું અહીંયાથી ક્વેશ્ચન હતું એણે એવી રીતે પૂછ્યું કે જે રીતે કોઈ વર્ણશંકર બાલક જન્મે તો માતા પિતા આશ્રમમાં પછી જ એ બાલકનો જન્મ થતો હોય તો પછી એ લોકો કયા આશ્રમમાં અને કયા વર્ણના કહેવાય તો એ વાત છે અહીંયા કે જ્યારે વિવાહ સંસ્કાર બે અલગ અલગ વર્ણના લોકોનો થાય તો ત્યારે જ એનો વર્ણ અને ત્યારે બંનેનો આશ્રમ ત્યાં જ ખતમ થઈ જાય પછી એ અનાશ્રમી પણ કહેવાય વર્ણ બાહ્ય પણ કહેવાય વર્ણ સંકર પણ કહેવાય તો એ પહેલાના એ લોકોના જે કર્મ છે સારા કર્મ કર્યા હોય તો એનું ફળ તો એ લોકોને મળે કે પછી જો કેટલા કર્મ એવા હોય કે રૂહી ફરી એ રીતે પૂછે છે કે જે વ્યક્તિ આ જાતની ભૂલ થઈ ગઈ નથી એની પહેલા એને જે પણ સારા ખરાબ કર્મો કર્યા હોય એનું ફલ એને મળે કે ન મળે તો આની અંદર વાત એ છે કે કેટલા કામ એવા હોય કે તમે એટલું ગંદુ કામ કર્યું કે જેની સામે તમારા સો સારા કર્મ બધા ધોવાઈ જાય આ એવું કામ છે એટલે એ તો સારા ખરા પુણ્ય પુણ્ય તો એ ની સામે જ માઇનસ જ થઈ જાય તો માઇનસમાં પાછળ જ જતું રહે એટલે એનો તો કોઈ ફળ ના આવે ચાન્સ જ ના આવે એ સિસ્ટમ હવે પ્રિવેલ જ નથી કરતી મેં લાસ્ટ ક્લાસમાં જ એ વાત કીધી જો આ તો આપણે તો અત્યારે આ વાતને ડિસ્કસ કરીએ યુધિષ્ઠિરની વાત મેં લાસ્ટ ક્લાસમાં કીધું હતું કેટલા પાંચ હજાર વર્ષ થાય યુધિષ્ઠિર જયારે ભીષ્મ ને મળવા માટે ગયા જ્યારે ભીષ્મ ઉત્તરાયણના દિવસે પ્રયાણ કરતા હતા યુધિષ્ઠિર રાજા થયા ભીષ્મને મળવા માટે આવ્યા ત્યારે ઠાકોરજી યુધિષ્ઠિરને કીધું કે તમે અંતિમ ઉપદેશ ભીષ્મ પાસેથી લો રાજ્યના એક રાજા તરીકેના તમારા બધા કર્તવ્ય ભીષ્મ તમને બતાવશે તો ત્યારે આવ્યા યુધિષ્ઠિર તો ભીષ્મએ પૂછ્યું સાધારણ એમ જ કે કેમ આવ્યા છો તો યુધિષ્ઠિરે કીધું કે હવે એઝ અ રાજા રિસ્પોન્સિબિલિટી મારી આવી છે પણ અત્યારે કન્ડિશન એવી છે કે ધર્મ તો હવે બચ્યું જ નથી એવા સમયમાં હું રાજ્ય શાસન કેવી રીતે ચલાવું કોનો ક્વેશ્ચન છે યુધિષ્ઠિરનો પાંચ હજાર વાળો શ્યામુકાકા પણ આ સાધન પ્રકરણના પ્રવચનમાં લાસ્ટ સાધન પ્રકરણ પ્રવચનમાં પણ આ વાત જ્યારે આવી હતી ત્યારે શ્યામકાકાએ પણ એ જ વાત કીધી હતી કે હવે તમે હું પણ પોતાને બ્રાહ્મણ કહી નથી શકતી ને તમે પોતાને કોઈ જાતના વર્ણનો વ્યક્તિ કહી શકો એ વર્ણ સંકર કદાચ ન થયું હોય તો પણ જે રીતે મેં કીધું કે જન્મ કર્મ અને સંસ્કાર ત્રણેયથી જ્યારે આ વાત આવતી હોય તો એ જન્મ કર્મ સંસ્કાર તો ક્યારે પૂરા થઈ ગયા ના મારા બચ્ચા ને મારી આગળની પેઢી ના જ બચી ગયા શાસ્ત્ર કે છે કે બ્રાહ્મણ સાત વર્ષનો હોય ને ત્યારે એની જનોઈ થઈ ગઈ હોવી જોઈએ તો બ્રાહ્મણ કહેવાય કાકા ની જનોઈ પંદર વર્ષે થઈ ત્યાં જ પૂરું થઈ ગયું ને એની ઉપરની પણ પેઢીમાં જવા દો ખાલી મારી વાત નથી એનાથી પણ આગળ આગળ તો જન્મ કર્મ અને સંસ્કાર જો ત્રણે એકદમ પરફેક્ટ હોય ને ત્યારે શાસ્ત્ર તમને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્રની આઈડેન્ટિટી આપે એ ત્રણે ત્રણેયમાંથી કર્મમાં કે સંસ્કારમાં જન્મ તો છોડી દો ચલો કર્મમાં કે સંસ્કારમાં પણ આટલી નાનકડી ચૂક પણ એ વ્યક્તિને ત્યાંથી ભ્રષ્ટ કર્યું શાસ્ત્ર પછી કહે છે કે હવે તમે કઈ નથી ખબર નથી મને તમે કોણ છો શાસ્ત્ર આ રીતે એને આઈડેન્ટિફાઈ કરે કેમ કે ન તો બ્રાહ્મણ કહેવાય ને બીજા કોઈ વર્ણ શાસ્ત્ર કહે છે મને નથી ખબર તમે કોણ છો પછી આપણે પૂછો છે અમે શું કરીએ તો શાસ્ત્ર કહે છે એ પણ મને નથી ખબર કે તમે શું કરશો કેમ કે તમારી આઈડેન્ટિટી જ ક્લિયર નથી તો શાસ્ત્ર શું કે તમને એ પરિસ્થિતિ છે પ્રેઝન્ટ તો સિચ્યુએશન એ જ છે એટલે હવે આ બધામાં રડવાનું કે આપણે પોતાના વિશે ટેન્શન કરવા જેવું કંઈ નથી પણ આ સમજવાની જરૂર એટલે છે કેમ કે આ ભૂતપૂર્વ ભારતનો ઇતિહાસ આપણી સમાજ વ્યવસ્થા આવી હતી બસ એટલી જાણકારી પૂરતું જ અને રાખીએ તો જ શાંતિથી જીવાશે બાકી તો આમ થયું ને તેમ થયું ને આપણું મર્યા પછી શું થશે એમાંથી જ ઊંચા ના આવે પણ બસ આટલી જ વાત આમાં સમજી લેવાની કે ભારતની સમાજ વ્યવસ્થા આવી હતી આપણો વેદ પ્રત્યેનો રિસ્પેક્ટ આપણી વ્યવસ્થા પ્રત્યે આપણનો પ્રેમ એ જેટલો જે વ્યક્તિને હોય એના પ્રમાણે તમે જ્યાં છો ત્યાંથી એને ટકાવી રાખવાની કોશિશ કરવી જોઈએ એના સિવાય હવે આનો કોઈ ઉપાય નથી બીજો ના આપણે પોતે કઈ ચેન્જ લાવી શકીએ છીએ ને ન બીજાને લાવી શકીએ હવે આજે મને ખબર પડે કે મારે રોજ ત્રણ સમય સંધ્યા કરવી જોઈએ બ્રાહ્મણ પુરુષ તમારા પિતાએ નથી કરી તો શાસ્ત્ર કે છે તમે જાણો છો તોય નથી કરી શકતા તો શું ફાયદો હવે એમને તો આપણે નથી કેવા જવાના કે તમે કેમ ના કરી અમે રહી ગયા તો પરિસ્થિતિ એ જાતની છે કે આ પરંપરા જે રીતે ચાલે એના પ્રમાણે ચાલવી જોઈએ ને જ્યારે પરંપરા શાસ્ત્રની બધી જ પરિસ્થિતિ એવી છે કે પરંપરાનો જો વિચ્છેદ થાય પરંપરા કોઈ પણ એક પેઢી ઉપર તૂટી જાય આગળની પેઢી એને છોડવું જ પડે કરી જ ન શકે અધિકાર શાસ્ત્ર તમને નહીં આપે એટલે જે કઈ પણ વ્યવસ્થા છે એને ભારતની આપણી સમાજ વ્યવસ્થા આવી હતી વેદે ભારતમાં આવી સમાજ વ્યવસ્થા આપણા શાસ્ત્રે આપણને પ્રોવાઈડ કરી હતી બસ એટલું જાણવા પૂરતું જ આ વાતને સમજવું જોઈએ ને જ્યારે પ્રેઝન્ટ સિચ્યુએશનની વાત આવે તો આપણે જે લેવલ ઉપર હોઈએ જ્યાં હોઈએ ત્યાં એને મેન્ટેન કરવાની કોશિશ કરવી જોઈએ એ મેન્ટેન યુઝલેસ છે એવું નહીં માનવું જોઈએ કે દંભ કરે છે કોઈ વ્યક્તિ કે હવે તો કંઈ બચ્યું નથી તો જો સંધ્યા કરે છે ને હોમ કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે એવું કોઈને નથી કહેવાનું કેમ કે એ વ્યક્તિનો પોતાની વ્યવસ્થા વેદ પ્રત્યે ભગવાન પ્રત્યે એ જાતનું પ્રેમ એ જાતના રિસ્પેક્ટના કારણે આ જાતનું કામ થાય છે શ્યામકાને પણ જ્યારે મેં આ વાત પૂછી હતી કે હવે વર્ણ બાહ્ય જે લગ્ન થતા હોય અલગ અલગ જાતિના લોકોના તો આ વ્યવસ્થા કંઈ બચી જ ન હોય તો પછી આપણે કેમ આનો દંભ કરીએ તો શ્યામ કાકા ત્યારે એવું કીધું હતું કે આપણા બાપ દાદા મરી ગયા હોય તો પણ એમના ફોટોને આપણે ફેંકી તો નથી દેતા એમની મેમરીઝને આપણે એ પ્રેમના કારણે સાચવીએ છીએ કે એ આપણા છે એ આપણા વેદ પ્રત્યેનો આપણો પ્રેમ વેદ પ્રત્યે આપણો રિસ્પેક્ટ એના હિસાબે વ્યવસ્થાને આપણે સાચવવું જોઈએ કે આપણું જ વેદ એ બતાવ્યું છે કોઈ બીજાએ નથી કીધું જેને આપણે પૂજીએ છીએ કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે ચાતુર્વર્ણે મયા કૃષ્ણ કે આ ચાર વર્ણની વ્યવસ્થા મેં બનાવી છે એ કૃષ્ણના ભક્તો હોવાને નાતે એમના તમે ભક્ત છો તો એમની બનાવેલી વ્યવસ્થાને જે લેવલ ઉપર આપણે હોઈએ ત્યાં મેન્ટેન કરવું એ આપણા વેદ પ્રત્યેનો આપણો પ્રેમ વેદ પ્રત્યેનો આપણો રિસ્પેક્ટ એના હિસાબે એને સાચવીને રાખવાનું છે જે રીતે આપણે આપણા બાપ દાદાઓની મેમરીઝને સાચવી રાખતા હોઈએ આપણી હિસ્ટ્રીને આપણે સાચવતા હોઈએ એ હિસાબે આ બધી હવે જાળવણી એટલે જે રીતે આપણે પ્રિકોશનલ જે કહેવાય હવે બધું પતી ગયું પછી પણ હવે જે બાકી છે એ જે રીતે ભારતની સેન્ચ્યુરી ને બધા બને ને એ જાતિને તો તમે ખતમ કરી દીધી પણ હવે જે પાંચ દસ બચ્યા છે એને બચાવવાની તો કોશિશ કરીએ એવી પરિસ્થિતિ છે તો સેન્ચુરી ને બધું કેમ બનાવે છે આપણે કઈ બધા મરી જ ગયા છે ને હવે આ દસ બાર ને સાચવીને શું ફાયદો પણ જે છે એને તો બિચારાને કેમ આપણે મારી નાખીએ એવી પરિસ્થિતિ છે એટલે આપણે જ્યાં જેવી પરિસ્થિતિમાં હોઈએ ત્યાં એ આપણા જ વેદની વ્યવસ્થા છે આપણી જ સમાજ વ્યવસ્થા છે એનું ગૌરવ હોવું જોઈએ એના પ્રત્યે આપણને પ્રેમ હોવું જોઈએ એના પ્રત્યે આપણને રિસ્પેક્ટ હોવું જોઈએ તો જ્યાં છીએ ત્યાંથી એને સાચવવાની આપણે કોશિશ કરવી જોઈએ એ બસ એટલું જ આ સબ્જેક્ટમાં સમજવા જેવું છે એનાથી પોતાના મગજને ચિંતા કરવા જેવું વર્ણ આશ્રમ હજી બહુ જ જટિલ આપણે ત્યાં નાની નાની ચીજોને ગોતવા જઈએ તો પૂરું થાય એવું નથી પણ ઉપર છેલ્લી આ વ્યવસ્થા આપણું શાસ્ત્ર બતાવે છે સમાજને ડિવાઈડ કરવા માટે સમાજની વ્યવસ્થા માટે વર્ડ અને આશ્રમની વ્યવસ્થા બતાવી તમે જે વર્ડના છો તમે જે આશ્રમના છો તો તમે શું કરશો તો શાસ્ત્ર તમને કેટલાક નિત્ય કર્મ બતાવે છે કેટલાક નૈમિત્તિક કર્મ બતાવે છે કેટલાક નિષિદ્ધ કર્મ બતાવે છે અને કેટલાક કામ્ય કર્મ બતાવે છે તો આ જાતની આપણી લાઈફસ્ટાઈલ હતી ભારતની આ જાતની આપણી વ્યવસ્થા હતી અત્યારે જે ફોર્મમાં હોય જેમ હોય એમ છે આપણી સામે એવી રીતે ઠીક છે તો આ તો થયું દેહ ધર્મની ચર્ચા નેક્સ્ટ જે છે એ આત્મધર્મ દેહ ધર્મમાં હજી સામાન્ય ધર્મોનું બાકી છે તો એ આગળ એકચ્યુઅલી નેક્સ્ટ પેજ ઉપર એનું જે વિવેચન છે ત્યાં જોઈ લેશું અહીંયા આત્મધર્મનું જે લાસ્ટ પ્રવેશિકામાં પેજમાં આપ્યું છે એને જોઈ લે સોરી ફર્સ્ટ ઓફ ઓલ હા ઉર્વી શ્રુતિ ત્યાંથી તમે લોકો બોલો તો બેમાંથી કોઈ શું સમજાયું હેલો હા હા રાજા એ સમજાયું કે શાસ્ત્રમાં ચાર ટાઈપના કર્મ હોય છે નિત્ય કર્મ નૈમિત્ય કર્મ કામ્ય કર્મ અને નિશ્ચિત કર્મ એ નિત્ય કર્મ છે એટલે કે જે રોજ ડેઈલી ડેઈલીના જે કર્મ હોય છે જે આપણે ડેલી ટુ ડેલી કરતા હોઈએ એને નિત્ય કર્મ કહેવાય નૈમિત્તિક કર્મ એટલે કે પ્રસંગ હોય ને પ્રાસંગિક કર્મ હોય એને નૈમિત્તિક કર્મ કહેવાય કામ્ય કર્મ એટલે કે ઈચ્છા હોય ત્યારે જે કર્મ કરીએ જે કર્મ એના માટે કરીએ એને કામ્ય કર્મ કહેવાય અને પ્રાયશ્ચિત એટલે કે શાસ્ત્ર જે ના પાડે છે એને આપણે નિષિદ્ધ કર્મ કહેવાય છે ને કર્મ આપણાથી થઈ જાય તો પછી એના રૂપમાં એ પ્રાયશ્ચિત કર્મ કરવાનું કરવાનું હોય આ ચાર ટાઈપ સમજાયા અને એમાં ઈ છે કે આ બધા આ ચારે ચાર કર્મ છે ને એ વન વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ બંનેને ફોલો મતલબ બંનેને સેમ છે બંને માટે પણ બંને માટે કે તમે કયા આશ્રમમાં છો અને તમે કયા વર્ણમાં છો એ તમે કયો તો એના પ્રમાણે શાસ્ત્ર તમને કર્મ બતાડે બધા માટે આ બધા કર્મ બધા માટે સિમિલર છે એવું નથી બધા માટે અલગ અલગ છે અલગ અલગ પર્સન ટુ પર્સન ડિફર કરે છે તમે કયા વર્ણ જેમ કે ફોર એક્ઝામ્પલ બ્રાહ્મણ સંધ્યા કરી શકે શૂદ્ર ના કરી શકે તો બ્રાહ્મણ માટે નિત્ય કર્મ છે શૂદ્ર માટે નિષિદ્ધ કર્મ છે કે નહીં જ કરવું જોઈએ તો એ રીતે જે નિત્ય કર્મ નૈમિત્તિક એ રીતે બધા જ કર્મો જે છે એ વ્યક્તિ તો વ્યક્તિ આ વર્ણ અને આશ્રમ પ્રમાણે અલગ અલગ હોય છે તો આટલી વાત જોઈ હવે જે નેક્સ્ટ છે એ છે આત્મધર્મ તો જે રીતે ફર્સ્ટ બ્રોડ કેટેગરી આપણે વર્ણ અને આશ્રમની જોઈ સામાન્ય ધર્મમાં કે દેહ ધર્મ તમારો કેટલુંક છે અને આત્મધર્મ છે તો દેહ માટે એટલે આપણે પોતાના શરીર માટે જે કરીએ એ દેહ ધર્મ છે પોતાની આત્મા માટે જે કરીએ એ આત્મધર્મ છે આત્મધર્મમાં ભક્તિ બહુ બ્રોડ કેટેગરીમાં કહીએ તો શાસ્ત્ર એને કહે છે નવદા ભક્તિ એટલે નવ પ્રકારે ભક્તિ ભક્તિ કોના માટે થાય છે આપણી આત્મા માટે આપણા દેહને તો એનાથી કોઈ ફાયદો થવાનો નથી પણ આપણી આત્માનો ઉદ્ધાર થશે આપણી આત્માને કોઈ સારી ગતિ મળે જે દેવની તમે ભક્તિ કરો એ દેવની તમને પ્રાપ્તિ થાય તો એ હિસાબે આત્મધર્મશાસ્ત્ર બતાવે છે આત્મધર્મ જે નવદા ભક્તિ છે એ નવદા ભક્તિના નવ ડિવિઝન છે એટલે મેં ચાર્ટ મોકલ્યું તું એ લખ્યું હોય તો કોઈ બતાડો દર્શનાવી તમે લખ્યું છે નવદા ભક્તિ નવ પ્રકારની ભક્તિ કઈ કઈ હોય અહીંયાથી બોલો કોઈ હા રાજા એમાં શ્રવણ કીર્તન સ્મરણ પછી અર્ચન વંદન પાઠ સેવન અને બ્રહ્મ સંબંધ ને એ બધું છે ને એટલે લાઈન થી એટલે લાઈન થી મને નથી ખબર હા વાંધો નહીં મેં ચાર્ટ મોકલ્યું હતું ને એમાં લખેલી હતી તો સૌથી પેલું છે શ્રવણ કીર્તન સ્મરણ પછી પાદ સેવન અર્ચન અને વંદન ને છેલ્લી ત્રણ છે દાસ્ય સખ્ય અને આત્મનિવેદન આ ત્રણ ત્રણ પેરમાં યાદ રાખશો ને તો યાદ રહી જશે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મનિવેદન નેક્સ્ટ યાદ કરીને આવજો હું પૂછી હા ત્રણ ત્રણ પેરમાં યાદ રાખશો ને તો યાદ રહી જશે એબીસીડી માં બોલવાનું આવે છે ને એબીસીડી ઈએફજીએચ આઈ જે કે એલ એમ પી પછી આગળ એ ડિવિઝનમાં યાદ રાખીએ તો યાદ રહી જાય એવી રીતે ત્રણ ત્રણ નું કરજો તો થઈ જશે ને એ ઓર્ડરમાં ઓર્ડર આડાવડા ના થાય એ પણ તો પેલું છે શ્રવણ મતલબ પ્રભુ સંબંધી કંઈ પણ સાંભળવું શ્રવણ એટલે સાંભળવું પછી છે કીર્તન એટલે પ્રભુ સંબંધી કંઈ પણ બોલવું કીર્તનનો મતલબ અહીંયા જાંચ પખાવત લઈને ગાવું એટલું જ નહીં બોલવું પણ ભગવત સંબંધી કોઈ વાત કરો છો તમે કંઈ બોલો છો કોઈ ગ્રંથને ભણાવો છો કંઈક વાંચો છો તો એ બધું જ કીર્તન ભક્તિ છે પણ પ્રભુ સંબંધી હોય તો ત્રીજું છે સ્મરણ જે તમે સાંભળ્યું જે તમે બોલ્યા એને તમે યાદ કરો ઘરે બેઠા બેઠા કે શું સાંભળ્યું તું આપણે શું બોલ્યા હતા તમારા બધા માટે આ કમ્પલસરી ઘરે બેસીને જે જુમ્મે થી જુમ્મેમાં થાય છે નેક્સ્ટ સેટરડે આવ્યા પછી ખબર નહીં શું ચાલ્યું હતું તો એના માટે છે સ્મરણ ભક્તિ છે જે શ્રવણ કર્યું જે કીર્તન ભક્તિ થઈ એની સ્મરણ ભક્તિ છે એ આખું વીક થવું જોઈએ પણ આપણે થાય પાંચ મિનિટ પહેલા એવું ના થવું જોઈએ કેવાનું મતલબ હા સ્મરણ પાછું કયો ને સ્મરણ નું સ્મરણ ભક્તિ એટલે કે જે તમે સાંભળ્યું અને જે તમે બોલ્યા એને યાદ કરવું વાગોડવું ગુજરાતીમાં બોલીએ તો એને મનમાં તમે શું વિચારો એને એટલે એને થોડું રિવાઇઝ કરો કે ચલો શું સાંભળ્યા હતા શું બોલ્યા હતા આપણે કે આ કયા વિષયમાં વાત થઈ હતી કે આમાં તમને શું સમજાયું શું ન સમજાયું મગજમાં આપણે થોડું વિચારતા રહીએ એ વિષયને તો કંઈક નવું પણ સૂજે એની અંદર તો એ છે ત્રીજું સ્મરણ ચોથું છે પાદ સેવન હવે જો બે ડિવિઝનમાં આ ભક્તિને બે રીતે ડિવાઈડ કરે છે એક છે નામ ભક્તિ એક છે રૂપ ભક્તિ લખી લો એક નામ ભક્તિ અને બીજી છે એ છે રૂપ ભક્તિ નામ ભક્તિમાં પેલી ત્રણ શ્રવણ કીર્તન અને સ્મરણ અને રૂપ ભક્તિમાં સિવાયના છ પાદ સેવનથી લઈને આત્મનિવેદન સુધી શ્રવણ કીર્તન સ્મરણ કેવું છે કે તમને પ્રભુના સ્વરૂપની જરૂર નથી પણ આ તો જે સેવા નથી કરતા જેની પાસે પ્રભુનું સ્વરૂપ નથી બિરાજતું કોઈ મૂર્તિ નથી દેવની તો પણ જેમ કે અત્યારે આપણે લોકો બધા બેઠા છીએ તો પ્રભુ સંબંધી કોઈ ચર્ચા થાય છે કોઈ ગ્રંથનું અધ્યયન કરીએ છીએ તો મારી કીર્તન ભક્તિ થાય છે તમારી શ્રવણ ભક્તિ થાય છે ઘરે જઈને તમે કરશો તો તમારી સ્મરણ ભક્તિ થશે તો આ શું છે નામ ભક્તિ છે આમાં કોઈ સ્વરૂપની કોઈની જરૂર નથી પણ પ્રભુ સંબંધી કોઈ જાતની ભગવત ચર્ચા આપણે કરી રહ્યા છીએ તો આ નામ ભક્તિ છે પાદ સેવન થી લઈને આત્મનિવેદન સુધીની જે છે એ સ્વરૂપ ભક્તિ રૂપ ભક્તિ છે એટલે કે જેમ કે ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય પ્રભુનો કોઈ ચિત્ર બિરાજતું હોય તો એના પ્રતિ તમે આ છ સેવા કે આ છ ભક્તિ કરો છો એ હું સમજાવીશ તો ખબર પડી જશે તો એ કેવું છે કે બોલીને સાંભળીને યાદ કરીને ના થાય એમાં તમને કરવું પડે રાજા રૂપ રાજા રૂપ ભક્તિ પાછો કયો ને રૂપ ભક્તિ નો મતલબ એ છે કે જે સામે ભગવત સ્વરૂપ છે પ્રભુની કોઈ મૂર્તિ પ્રભુનું કોઈ ચિત્ર આપણી સામે હોય આપણી સાથે છે ને આપણે એની સેવા કરવી સેવા કરવી ઇન શોર્ટ એ રૂપ ભક્તિ છે રૂપ મતલબ કોઈ જાતનું ફોર્મ કોઈ જાતનું સ્વરૂપ પ્રભુનું સ્વરૂપ પ્રભુનું ફોર્મ પ્રભુનું ચિત્ર મૂર્તિ જે કંઈ પણ જેને જે અવેલેબલ હોય તો એની સાથે કોઈ જાતનો ઉપચાર કરવા એ મૂર્તિની સાથે કોઈ જાતની ભક્તિને જોઈન કરવી ભક્તિ કરવી સેવા કરવી આ રૂપ ભક્તિ છે નામ ભક્તિ એટલે કે પ્રભુના નામની પ્રભુ સંબંધી કોઈ જાતની ચર્ચા એ પણ ભક્તિ છે ને રૂપ ભક્તિ પ્રભુના સ્વરૂપ સાથે થાય છે પ્રભુના ચિત્ર સાથે થાય એટલે કે ઇન શોર્ટ સાક્ષાત પ્રભુ સાથે થાય એ રૂપ ભક્તિ છે એમાં ચોથું જે છે સામાન્ય આપણે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય કેટલાક પ્રભુના શૃંગાર કરતા હોય કેટલાક જારી ભરવી મંદિરની સાફ સફાઈ કરવી એ કરવું કેટલાક શું છે એની બહારની કોઈ જાતની સેવા જેમ કે બજારમાંથી શાકભાજી લઈને આવવું કે બજારમાંથી કોઈ જાતના કામ કરવા કે પ્રભુ સંબંધી જે રીતે સાજ બનાવવું છે ઠાકોરજીના શૃંગાર સિદ્ધ કરાવવા છે વસ્ત્ર બનાવવા વસ્ત્ર ઘરની સાફ સફાઈ કરવી આપણું ઘર પણ પ્રભુનું ઘર છે આપણું ઘરના માલિક પ્રભુ છે તો ઘરમાં આપણે જે કંઈ પણ કરીએ નોકરી માટે જતા હો કે તમે બીજી કોઈ પણ એક્ટિવિટી કરતા હો એ શું છે પરિચર્યા પરિચર્યા મતલબ સાક્ષાત પ્રભુની નહીં પણ કોઈ પ્રભુ સંબંધી આસપાસની કોઈ જાતની સેવા મતલબ જે વ્યક્તિ કોઈ પ્રભુનો શિંગાર નથી કરતો સેવા નથી કરતો એવું એનો મતલબ નથી થતો તમે માર્કેટમાંથી જઈને શાકભાજી લઈને આવો છો એનો વિનિયોગ પ્રભુની સેવામાં જ થવાનો છે એ શાકભાજી તમે લાવ્યા એનાથી રસોઈ બની એ ભોગ પ્રભુ અરોગ્યા આ શું છે પરિચર્યા એને કહેવાય છે પાદ સેવન મતલબ કે આસપાસની પ્રભુ સંબંધી કોઈ પણ જાતની બહિરંગ સેવા આપણે ત્યાં કહેવાય બે ટાઈપ છે એક અંતરંગ અને બહિરંગ અંતરંગ સેવા કોને કહેવાય કે સાક્ષાત પ્રભુના સ્વરૂપ સાથે તમે એકદમ નજીક રહીને કરતા હો તો એ અંતરંગ સેવા છે બહિરંગ સેવા એ છે કે જે બજારમાંથી શાકભાજી લાવવી સાફ સફાઈ કરવી આસપાસની પણ ઘણી બધી સેવા હોય છે તો એ બધું કરવું જે છે ઘરના જેમ કે ચાર ફેમિલી મેમ્બર હોય તો બધા જરૂર નથી કે ઠાકોરજીના ચાર જણા શિંગાર થોડી કરશે કોઈ એક કરશે કોઈ એક જણો રસોઈમાં છે કોઈ શાકભાજી સમારે છે કોઈ સાફ સફાઈ કરે છે કોઈ બજારમાં ગયું છે કોઈ નોકરી ગયું છે પૈસા પણ કમાવો છો વિનિયોગ પ્રભુમાં થાય છે આ જાતની જે આસપાસની બધી સેવાઓ છે એ બહિરંગ સેવા એને આપણે ત્યાં કહેવાય અથવા પાદ સેવન અથવા પરિચર્યા પછી છે અર્ચન રાજા પદ પાછું એકવાર બોલો ને પરિચર્યા નું મીનિંગ એવું થાય કે જેમ કે મીનિંગ સમજાય તમે લાસ્ટમાં જે વર્ડ બોલ્યા ને એ બહિરંગ સેવા બહિરંગ સેવા પરિચર્યા અને પાદ સેવન આ ત્રણે સિનોનિમ છે લખાયું ઓકે ઓકે લખાયું તો પરિચર્યા એ છે કે સાક્ષાત પ્રભુના સ્વરૂપ સંબંધી નહીં પણ આસપાસની કોઈ જાતની સેવામાં તમે જોડાયેલા હો તો આપણા ઘરમાં જે કંઈ પણ થાય છે બધું પ્રભુ માટે જ થાય છે આપણે કમાવા જાઓ છો તો પણ તમે ભણવા માટે જાઓ છો તો પણ એન્ટરટેનમેન્ટ લ્યો છો તો પણ એ જાતની ભાવના હોવી જોઈએ કે પ્રભુ આપણા માલિક છે આપણે પ્રભુના સેવક છીએ જે ઘરમાં પ્રભુ બિરાજી રહ્યા છે એ આ ઘર પ્રભુનું છે જે ફેમિલી છે એ પણ ઠાકોરજીનો પરિવાર છે પ્રભુના સેવક છે આપણે બધા જ ઠાકોરજીની કોઈક ને કોઈક જાતની સેવા માટે છીએ આ જાતની ફિલિંગ તમે કોઈ પણ કામ કરો છો તો એ પ્રભુની સેવા છે એ કોઈક જાતની ભક્તિ છે પણ આ જાતના માઇન્ડસેટ સાથે થતું હોય તો નહીં તો પછી હું કમા ગયો ને મને પૈસા જોઈએ ને મને શોપિંગ જવું છે ને મને આ જોઈએ તે જોઈએ એમાંથી પૂરા ન થઈએ પણ એ જાતની ફિલિંગ પ્રભુ સાથે જોડાયેલા રહેવાની ફિલિંગ કે જેમ આપણે ત્યાં ભાષામાં એ બધા વાતે ધ્યાન રાખવામાં આવ્યું આપણે ત્યાં એમ ન કહેવાય કે મમ્મી આ બનાવી દે આપણે એમ કહીએ કે આજે ઠાકોરજીને આરો ગાવો સીધું પોતાનો વિચાર નહીં પણ પહેલા ઠાકોરજીનું પછી આપણો તો મમ્મી બનાવી દે એવું નહીં પણ મમ્મી ઠાકોરજીને આજે આરો ગાવીએ તો ભાષા પણ એ જાતની આપણે યુઝ તો એ ભાષાથી આ જાતની માઇન્ડસેટ આપણી પ્રિપેર થાય કે આપણે પોતાના માટે નથી કરતા ઠાકોરજી માટે થઈ રહ્યું છે એ જાતની આપણે પુષ્ટિમાર્ગીય ફેમિલી હોય જૂના પરિવારો હોય તો ભાષામાં બહુ જ સાવધાની રખાતી એમ ના બોલાય કે મમ્મી સારું બન્યું છે ઠાકોરજી સારું આરોગ્ય છે આ ભાષા જે છે એ પણ એક પ્રેક્ટિસ છે એક જાતની શું કામ પ્રેક્ટિસ છે કેમ કે દરેક જગ્યાએ આપણને હંમેશા મને ખાવું છે એવું નહીં આ ઠાકોરજીને આરોગ્ય ક્યારેક એવું હોય બચ્ચા હોય તો ભાવના તો એ જ હોય મને ખાવું છે બધાની હોય નાના મોટાથી લઈને બધાની જે ભાવના હોય કે આજે આપણે એમ કહીએ અરે ઢોકલા ઠાકોરજીને આરોગાવો પણ ઈચ્છા તો એ હોય મને ખાવું છે પણ કમસે કમ ભાષાથી એ જાતનો વિવેક રહે કે ઠાકોરજી વચ્ચે છે આપણે એમના સેવક છીએ તો ઠાકોરજી પછી આપણો વ્યવહાર થશે મને ખાવું છે એમ નહીં આજે ઠાકોરજીને આરોગાવો આ જાતની ભાષામાં પણ આ જાતની સાવધાની આપણે ત્યાં આ ભાવનાથી રાખવામાં આવી કે આપણે જે પણ એક્ટિવિટી કરીએ છીએ પ્રભુ માટે થઈ રહ્યું છે પ્રભુ સંબંધી થઈ રહ્યું છે આપણે કીધું ને તો મને એક વાત યાદ આવી આપણે સેવા કરતા હોય ને તો ત્યારે મારા મમ્મીએ કીધું કે અમુક જે ગોળ છે ને એ પણ આપણે અમુક એ મતલબ આપણે પુષ્ટિમાં અમુક ગોળ બી એવા છે કે જે બીજાને ખબર ના પડે કે આપણે મતલબ હા તવાની સામગ્રી ની સામગ્રી ઘણા બધા નામો છે એવા જૂના પુષ્ટિમાર્ગે સામેલ હોય ને તો એમ એમ ના બોલો કે આ વસ્તુ પણ તવાની સામગ્રી મતલબ તવા ઉપર સિદ્ધ થાય એવી કોઈ વસ્તુ આસપાસ કોઈને એટલે ઈચ્છા થઈ જાય ને ખાવાની આજે આ બનવાનું છે ઘરમાં એમ સાંજે બનવાનું હોય તો સવારથી આપણને મોઢામાં ખાવું છે ખાવું છે ખાવું છે થવા માટે તો બચ્ચાઓ સાથે ખાસ કરીને સાવધાની રાખવાની મને હજુ સુધી યાદ છે અમારે ક્યારે ભી કાંઈ સાંજે અરોગવાના હોય ઠાકોરજી તમને ક્યારે કહેવાતું નહીં કે આજે આ બનશે કેમ કે સવારથી જ આપણે ઈચ્છા એ થઈ જાય હજી તો ઠાકોરજી અરોગ્યા જ નથી એ સાવધાની આપણે ત્યાં રાખો મોટા હોય તો એમને તો થોડી બુદ્ધિ હોય બચ્ચા હોય તો વધારે દુર્ઘટના થઈ જાય પણ ત્યારે એનું કંઈક એવું પણ છે કે અમુક આપણાથી વર્ડ છે ને બીજાના કાને પણ ના પડવા જોઈએ ખબર બીજા કોઈને ઈચ્છા થઈ જાય ને તોય આપણને એમ થાય કે આને મનમાં થઈ ગયું ને ઠાકોરજીને હવે ક્યાં રોગાવી આ વસ્તુ એ સાવધાની આપણે તો હંમેશા અમારે ત્યાં ખબર હજી સુધી ઠાકોરજીને રાજભોગ ના આવે ને ત્યાં સુધી રસોડામાં શાકભાજીના છોતા પણ બહાર ના ફેંકાય બારે કોઈ જોઈ જાય તો ખબર પડે કે આજે આ વસ્તુ બન્યું છે ચોટલા જોઈને એ સાવધાની એટલી રાખવામાં આવે કે બારે જાય તો ખબર પડે કોઈને કે આજે ઘરમાં બન્યું છે અમને પ્રોબ્લેમ તો આ સાવધાની આપણે ત્યાં એટલા માટે કેમ કે હંમેશા પ્રભુ સ્વામી છે આપણે સેવક છીએ હંમેશા વચ્ચે રહેવા જોઈએ આપણે સીધું મને જ ખાવું છે સીધી એવી ભાવના ના આવી જાય ખાનપાન સિવાય દરેક એક્ટિવિટીમાં તો એ પાદ સેવન છે અર્ચન કોઈ જાતની પરિચર્યા આસપાસની સેવા કરવી એના પછીનું છે અર્ચન અર્ચન એ છે કે આપણી સેવાની જે પ્રણાલી છે આપણે ત્યાં એમાં કેટલીક વસ્તુ તો વ્રજની જે પ્રભુની દિનચર્યા છે એના હિસાબે સેટ કરવામાં આવી કેટલીક જે રીતે પ્રભુ વ્રજમાં બિરાજ્યા એના સિવાય દેવ છે દેવાધિદેવ છે તો એ ભાવનાથી કેટલીક જાતના શાસ્ત્રીય કર્મ પણ આપણી સેવાની અંદર જોડાય છે જે રીતે ઉત્સવો ઉપર ઠાકોરજીને પંચામૃત કરાવવા શંખથી થાય જે રીતે આજે જ કાકાએ કીધું હતું કે ત્યાં તો ઠાકોરજી જોઈ જતા તો ગોબર અને દૂધથી સ્નાન યશોદાજી કરાવતા હતા લીલામાં તો એવું આવે આપણે ઘરમાં ઠાકોરજી કોઈ દરેક ઉત્સવ ઉપર પંચામૃત નો નિયમ છે તો પંચામૃત લીલા સાથે જોડાયેલી વાત નથી શાસ્ત્ર સાથે જોડાયેલી વાત કેમ કે ભગવાન વ્રજમાં બિરાજતા ઠાકોરજી સિવાય પણ એક દેવ છે દેવની મર્યાદાથી કેટલાક કર્મો આપણે ત્યાં શાસ્ત્રીય કર્મો પણ આપણી સેવાની અંદર જોડાયેલા હોય છે એમાં પછી શાસ્ત્રના નિયમો પણ લાગે કે જેને યજ્ઞોપવિત હોય એ જ શંખનો સ્પર્શ કરી શકે સિવાયના જે લોકો સેવા કરતા હોય તેમને એમને ત્યાં પંચામૃતનો ક્રમ ના થાય શાલિગ્રામ વગેરે કેટલાક નિયમો હોય શાલિગ્રામ જે વિરાજતા હોય ઠાકોરજીના ના થાય શાલિગ્રામ ના થાય જયંતિ વગેરે ઉત્સવ ઉપર જ હોય છે ડેલીમાં તો કંઈ બહુ વિધિ નથી હોતી ઉત્સવો વગેરેના જે ક્રમ હોય જયંતિ ઉપર તો આ જાતના નિયમ હોય છે પણ તમે લોકોએ જોયા એટલે નહીં હોય કેમ કે ઘરમાં વાળા ન હોય સંધ્યા ના કરતા હોય તો એ લોકો આ જાતના કર્મ ના કરી શકે પણ અર્ચન નો મતલબ એ છે કે કોઈ જાતની શાસ્ત્રીયની પૂજા વિધિ જે શાસ્ત્રમાં કોઈ વિષ્ણુને બતાવવામાં આવી હોય એ ઠાકોરજી દેવ મર્યાદાથી આપણા ઘરમાં બિરાજે છે તો એ હિસાબે પૂજાની વિધિ આપણે ત્યાં પણ એડોપ્ટ કરવામાં આવી જેમ કે ઠાકોરજીને રાજભોગ ધરીએ તો તુલસી સમર્પણ તો થાય સાથે સાથે ધૂપ દીપ અને શંખોદકનો પણ ક્રમ છે શંખથી લઈને શાસ્ત્રનો મંત્ર છે બોલીને બધા ભોગ ઉપર એ શંખનું પાણી નાખી પછી ધૂપ અને દીપે થાય એનું પછી ઠાકોરજી ભોગ અરોગે એ નિયમ વ્રજની પ્રણાલીથી નહીં પણ કેમ કે ભગવાન દેવ છે દેવાધિદેવ છે અને એમને એ શાસ્ત્રની વિધિથી જ્યારે તમે કઈ પણ ભોગ ધરો તો આ જાતના કર્મ થવા જોઈએ ત્યારે દેવ ભોગ આરોગ્ય એ ભાવનાથી હા પૂછું રૂટીન રોજ જ શંખ થી શંખમાં પાણી ભરી પછી એમાં એક મંત્ર બોલાય ને પછી બધા ભોગ ઉપર એ શંખ થી એને છાંટવાનું ને પછી ધૂપ અને દીપ થાય ધૂપ આવે છે એક જાતની એને નાખીને પછી એનાથી પ્રભુને આરતી થાય પછી ભોગ રોગે તો જ રાજભોગમાં થાય બધા જ સ્વરૂપ એમનો પણ દેવ તો છે ને એ પણ બાલક ભલે હોય દેવ તો છે કે નહીં બાલક છે પણ કૃષ્ણ દેવ તો છે કે નહીં આપણે એમના સેવક છીએ સ્વામી છે બાલકના સ્વામી બાલક સ્વામી થોડી હોય આપણે આટલા મોટા સેવક થોડી હોઈએ આપણે કેમ સ્વામી સેવક છે કેમ કે દેવ છે એ હિસાબે મહાપ્રભુજી જો સિદ્ધાંત રચનામાં શું કીધું સર્વદા સર્વ સર્વભાવેના ભજનીઓ ચતુશ્લોકીની આજ્ઞા કરી સિદ્ધાંત રચનામાં મહાપ્રભુજી કહે છે કે સ્વામી અને સેવકનો લોકમાં જે સંબંધ છે એ સ્વામી અને સેવકના સંબંધને પુષ્ટિમાર્ગે જીવનભર મેન્ટેન કરવું છે બાકી તમને બાલકનો ભાવ આવે તો બાલકનો પતિનો ભાવ આવે તો પતિનો મિત્રનો ભાવ આવે તો મિત્ર તો આજે પણ વાત કરીને કૃષ્ણ સાથેનો તમે સંબંધ કયા સ્વરૂપે લો છો એના ઉપર તમારી તો બીજી બધી જ ભાવના આપણે ત્યાં અલાઉડ છે પણ બધી ક્યાં ઇન ધ બ્રેકેટ ઓફ દાસ્ય ધર્મ તમે સેવક છો એના બ્રેકેટમાં તમારી બધી ભાવના ચાલે પણ એ આઉટ ઓફ ધ બ્રેકેટ ના થવું જોઈએ એક પણ ભાવના આપણે ત્યાં મહાપ્રભુજી અલાઉ નથી કરી ઠાકોરજી પોતે ઈચ્છા કરે તો અલગ વાત છે બાકી આ જાતની ક્યારે પણ તમે સેવક છો અને તમારા સ્વામી છે આ રિલેશન કેમ છે વ્રજનો બાલક છે એટલે નહીં એ દેવ છે એ પુરુષોત્તમ છે તો અર્ચન એ ક્રમ છે બધાને ત્યાં જરૂરી નથી જે ત્યાં ઘરમાં શાસ્ત્રીય પ્રણાલી રિવેલ કરતી હોય જે સંધ્યા વગેરે કર્મો કરતા હોય એ લોકો માટે છે બાકી એના વગર પણ સેવા અધૂરી છે એવું નથી મહાપ્રભુજી અલાવ કર્યું છે કરી જ શકે કોઈ પણ કરી શકે પણ પછી આ નહીં કરવાનું એમ આ તો શાસ્ત્રની પ્રણાલીથી આપણે ત્યાં અર્ચન પણ થાય છે પછી વંદન પ્રભુને દંડવત કરવો નમન કરવું એ દીનતા એ દાસ્યની જે કાકા કીધું આજે હેમરિંગ થાય ઘડી ઘડી તમે સેવક છો તમે સેવક છો એ સ્વામી છે સ્વામી છે સેવા આપણે ભૂલી ના જઈએ એટલે વંદન તો એ કમ્પલસરી છે તો એ વંદનની ભક્તિ છે પછી કયું આવ્યું દાસ્ય તો ફરી એ જ એ ભાવનાને પોતાના મનમાં હંમેશા દ્રઢ રાખવી કે પ્રભુ મારા સ્વામી છે હું પ્રભુનો સેવક છું તો આ દાસ્ય છે પછી સખ્ય કોઈક તમારી ભક્તિની વૃદ્ધિનો પણ એક લેવલ હોય છે કે જ્યારે આપણી ભક્તિ કોઈ લેવલ ઉપર પહોંચી જાય ત્યારે પછી કોઈ જાતની મર્યાદા કોઈ જાતના નિયમ એ આપણા માટે નથી હોતા પ્રભુ સામેથી એ બધું અલાવ કરે સરસ વૈષ્ણવની વાર્તાઓમાં જે રીતે આવે છે કે ઠાકોરજી એના માથે પીઠ ઉપર બેસીને દોડાવતા ઘોડાની જેમ આ કેવું છે કે પ્રભુએ સખ્યના રિલેશનને ત્યાં અલાવ કર્યું છે તો જો પ્રભુ એને અલાવ કરે છે તો સેવક માટે પણ અલાઉડ છે પણ જ્યાં સુધી પ્રભુ તરફથી એ જાતનો કોઈ સંકેત ન હોય ત્યાં સુધી આપણે આ જાતનો કૃત્ય ન કરી શકાય ત્યાં સુધી કેવું થયું કે મહાપ્રભુજી રોજ સાંજે બેસીને સત્સંગ કરતા બધા વૈષ્ણવ સાંભળતા એ નામ એકદમ મને સ્ટ્રાઇક નથી થતું પણ એક વૈષ્ણવ હતા ઠાકોરજી આવીને મહાપ્રભુજી બોલે છે ઠાકોરજી આવીને એને ડિસ્ટર્બ કરે એને બોલાવે તું ચાલ મારી સાથે મને રમવું છે તું અહીંયા કેમ બેઠો છે મહાપ્રભુજીને કેમ સાંભળ્યું આજ્ઞા તો મહાપ્રભુજી કરે છે ગુરુ કરે છે તો પણ ઠાકોરજી આવીને એમને ડિસ્ટર્બ કરે તું ચાલ મારી સાથે મને રમવું છે અહીંયા નહીં બેસવાનું આ બધું કેમ કરે છે હા તો આ શક્ય છે ઠાકોરજીએ ત્યાં એ રિલેશનને અલાઉ કર્યું હોય પોતાના તરફથી તો અલગ વાત છે બાકી આપણે એને ડેવલપ ના કરવું જોઈએ પણ આ કયા લેવલની વાત છે કે જ્યારે આપણી ભક્તિ સિદ્ધ થઈ ગઈ હોય ત્યારે ઠાકોરજી પણ એ જાતનું રિલેશન આપણી સાથે રાખે છે તો ત્યારે સખ્ય એટલે મિત્ર તરીકેનું એક રિલેશન છે છેલ્લું છે આત્મનિવેદન આત્મનિવેદન ને ભક્તિની સૌથી ઊંચી અવસ્થા છે કે જ્યારે તમે પોતાના આત્મા સહિત પ્રભુને સમર્પિત થઈ જવા જેટલી કેવલ બોલીને નહીં આપણે બ્રહ્મસમન લઈએ ત્યારે બોલી નાખીએ બધું હું તમારો સેવક છું ને તમે તો મારા સ્વામી છો મારું ઘર પરિવાર ધન સંપત્તિ આ જન્મ આગળના જન્મ પાછળના જન્મ બધું જ તમારું છે આ બોલવું છે થતું નથી ત્યાંથી બંધ થયું છે ખબર નહીં ફરી લગાડી દઉં છું આવ્યો પંઢરપુરમાં શુદ્ર હતો એ તો એની સાથે એવું થયું કે જો આને આઈડિયલ માનવાની વાત નથી ને આની પાછળ કોઈ આંદોલન છેડવાની વાત નથી આ પાછું લેટેસ્ટ છે મંદિરોમાં શૂદ્રને પ્રવેશ નહીં ને સ્ત્રીને પ્રવેશ નહીં સ્ત્રીને પૂજાનો અધિકાર નહીં આ બધી જે પ્રિવેલિંગ ચાલે એના સંબંધી આ એક્ઝામ્પલ છે આઈડિયલ નહીં માનતા આ પ્રભુ નિયામક છે એટલે આ બધી કન્ડિશન ચોખા મેલાને એવું થયું કે એ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીનું જે સ્વરૂપ છે વિઠ્ઠોબા એના ભક્ત શૂદ્ર તો અલાઉ તો કઈ કોઈ સવાલ જ નથી એમને કોઈ રીતે કોઈ પણ હિન્દુ મંદિરમાં પ્રવેશ મળે તો એમની ભક્તિ અતિ પ્રબલ હતી શૂદ્રને પણ ભક્તિ હોઈ શકે ને એમાં તો એને તો કોઈ વાત નથી તો બસ નામ રટન કર્યા કરતા બીજું કેમ કે દર્શન કરવા જેટલું પણ સૌભાગ્ય નહીં એ વ્યક્તિનું તો એક વખત એવું થયું કે રાતે એ ઘરે બેસીને પ્રભુનું નામ લેતા હતા ત્યારે પ્રભુએ એમને આજ્ઞા કરી કે તું આવો મારા મંદિરમાં રાતે તો ત્યારે તો પ્રભુની આજ્ઞા છે અને ભક્તની પરિસ્થિતિ જેવી છે કે હવે તો રહેવાય જ નહીં તો એ જતા રહ્યા મંદિરની અંદર જઈને ને વિઠ્ઠલનાથજીના સ્વરૂપને આમ પકડીને જ બેસી ગયા હતા ને બા વિઠ્ઠોબા વિઠ્ઠોબા વિઠ્ઠોબા આખી રાતે ચાલ્યું સવારે એ ત્યાં જ બેઠા હતા ને કોઈ ભાન જ નથી એમને કોઈ જાતની ત્યારે મંદિરનો પૂજારી આવ્યો જોયું તો શૂદ્ર ત્યાં હાજર મંદિરની અંદર તો આવીને એને થપ્પડ માર્યો ચોખા મહિલાને એમ કીધું તું અહીંયા કેમ આવ્યો તું જા અહીંયાથી તમારે તું પ્રવેશ કરવાની હિંમત જ કેમ થઈ એમણે વિરોધ નહીં કર્યો ને જતા રહ્યા પછી તો મંદિરની શુદ્ધિ થઈ પ્રભુના પંચામૃત થયા બધે બધી વિધિ શાસ્ત્ર પ્રમાણે બધું થઈ ગયું પછી એ જયારે સાંજે બધું ક્રમ પૂરું થયું અને ઠાકોરજીની શયનનો સમય થયો ત્યારે જ્યારે એ પૂજારીએ ઠાકોરજીના દર્શન કર્યા તો ઠાકોરજીના મુખારવિંદ ઉપર થપ્પડના નિશાન હતા વિઠોબાના મુખારવિંદ ઉપર ત્યારે વિઠ્ઠલનાથજી એને આજ્ઞા કરી કે તે મારા ભક્તને પરેશાન કર્યું તું જઈને એની માફીમાં તે આવું કામ કેમ કર્યું વિઠ્ઠલનાથજીના મુખારવિંદ ઉપર એને જે ચોખા મેલાને થપ્પડ માર્યો હતો એના નિશાન હતા એ તરત ત્યાં જઈને ચોખા મેલાનો પગ પકડીને એને કીધું કે મને માફ કરો તમે તો ભગવાનના ભક્ત છો ને તમારો અપરાધ મારા થઈ ગયો ચોખા મેલા કીધું કે મને તો આ જાતની આંતર પ્રેરણા થઈને હું આવી ગયો બાકી મારું મને ખબર છે મારો અધિકાર ક્યાં સુધી છે આ પ્રભુની આવી લીલા છે ભક્તિમાં કોઈને નિષેધ નથી મહાપ્રભુજીના પણ મુસલમાન રસખાનજી સેવક થયા છે વર્ણબાહ્યની કેટેગરી છે તો અનાશ્રમી છે પણ ભક્તિમાં તો બધાનો અધિકાર છે એમાં તો કોઈને કોઈ ના ના પાડી શકે પણ ફરી ચોખા મેલાનું જે મેં તો પહેલા જ કીધું આઈડિયલ નથી કોઈ શુદ્ર આ રીતે દોડી ભાગી રહ્યું ત્યાં જઈ ના શકે પણ એ વાત છે કે તમને ઘરમાં ઠાકોરજી પધરાવીને એમની સેવા કરવી હોય તો કોઈ તમને ના નથી પાડી તમે શૂદ્ર છો વર્ણશંકર છો વર્ણ બાહ્ય છો અનાશ્રમી છો કોઈ પણ છો ભક્તિમાં ભક્તિ સર્વાધિકારક છે બધાને ભક્તિમાં અધિકાર પણ કોઈક સ્થાનના હિસાબે એની ગરિમા છે એ સ્થાનના હિસાબે દરેકે પોતાની મર્યાદાને સમજીને એના હિસાબે બિહેવ કરવું જોઈએ ઘરમાં તમે ઠાકોરજી પધરાવો તો કોઈ થોડી તમને ના પાડે છે ત્યાં તો તમારો પોતાનો અધિકાર છે તમારા પોતાના ઠાકોરજી છે ત્યાં તમને કોણ કે તમે આને રચના કરી શકો ને અહીંયા આવી ન શકો પણ ફરી જે રીતે અર્ચન ભક્તિ વગેરેમાં કીધું કે શાસ્ત્રના નિયમ પ્રમાણે થતું એ બધું લાગુ ન પડે બાકી તો પ્રેમથી ભક્તિ વ્રજ ભક્તો ક્યાં કોઈ જાતના વર્ણમાં હતા આહિર કોમ્યુનિટી છે ને તો ગોપાલકો છે એ પણ તો અનાશ્રમી છે એ પણ તો વર્ણ બાહ્ય છે ભક્તિમાં દરેકને અધિકાર છે એ વાતને બેઝિકલી અહીંયા સમજવી જોઈએ કે આત્મધર્મ તો પોતાની આત્મા માટે થાય છે અને દેહ સાથે કોઈ કન્સર્ન નથી પણ શાસ્ત્રના દેહને લઈને જે આત્મધર્મ વગેરેના જે નિયમ મિક્સચર વાળા બતાવવામાં આવ્યા છે એ ન કરી શકે એટલે પોતાની મર્યાદા સમજવી જોઈએ ઠીક છે આજનો આટલું રાખીએ આત્મધર્મનો ટોપિક ચાલ્યો હવે જે નવદા ભક્તિ નવ પ્રકારની ભક્તિનો જે આજે ટોપિક ચાલ્યો છે આમાં કોઈને પણ ડાઉટ હોય તો નેક્સ્ટ સેટરડે આપણે એને ડિસ્કસ કરશું ના સમજાય હોય પૂછું હોય ને જો શરૂઆતમાં હોય પર પૂછિસ પછી જો કોઈ ન કીધું કે મને પૂછવું છે ને તે સમજાય તો પછી હું બોલાવું ઠીક છે તમે બોલજો કે જો તમને શું સમજાયો મને પૂછું હોય તો પહેલા પૂછી લે કે સમારી તો હવે બધાને ખબર જ છે બધા મોકલવાની છે જેમની જેમની નથી આવી હે બધા ચાલશે નહીં તમારી વાઈફની સાથે બધું ભેગુ ભેગુ ચાલે નહીં હા બધા કમ્પલ્સરી છે બધા કિયોર અંકોર બધા જ જોઈએ મને ઠીક છે તો ધ્યાન રાખજો હવે જો એક નવું પ્રપોઝલ છે આજે જેની ઈચ્છા હોય કાકાનું એવું સૂચન છે કે જુમ્મે તે જુમ્માનો જે ક્રમ ચાલે છે અત્યારે શનિ શનિ શનિ શનિ શનિ તો એ ન ચાલે અને સારી વાત પણ નથી તો અત્યારે એ વાત કાકાને મને ડિસ્કસ કરીને નક્કી કર્યું છે કે મંડે ટુ ફ્રાઈડે રોજ સાડા દસ થી અગિયાર અડધો કલાક એક દિવસ ચોર્યાસી વૈષ્ણવ ની વાર્તા અને એક દિવસ પ્રવેશિકા alternate ten thirty to eleven રોજ ચાલશે મંડે ટુ ફ્રાઈડે સેટરડેનો જે આ ક્રમ છે એ એઝ ઇટ ઇઝ રેગ્યુલર ચાલુ રહેશે ત્યારે જોડાયેલા છે લોકો જોડાઈ શકે એમાં ને આ એમાં કોઈ ચેન્જ નહીં થાય પ્રવેશિકા પૂરું થશે પછી નવો ગ્રંથ સ્ટાર્ટ કરશું પણ જે મંડે ટુ ફ્રાઈડે સ્ટાર્ટ થશે એમાં પ્રવેશિકા પહેલાથી સ્ટાર્ટ કરીશ મંગલાચરણથી એ બે અલગ જ થઈ જશે હવે જે મિક્સિંગની વાત છે કે સેટરડે ક્લાસવાળા મંડે ટુ ફ્રાઈડેમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ આઈડિયલી કહેતી નથી કેમ કે ખબર નહીં કોને કેટલી અનુકૂળતા છે પણ જો કરો તો સારી વાત મંડે ટુ ફ્રાઈડે તમને એવું કમ્પલસરી નથી કે તમે રોજ પાર્ટિસિપેટ કરો છો હાલોલવાળા માટે તો કમ્પલસરી તમારે કોઈ ઓપ્શન નથી જે પ્રવેશિકામાં પહેલાથી જોડાયેલા છે એ લોકો માટેની આ વાત છે કે સેટરડે માં તમે તો કન્ટિન્યુ છો જ પણ મંડે ટુ ફ્રાઈડેના જે ક્રમ ચાલશે એમાં તમને જોઈન થવું હોય તો જો એ વાત છે કે આના વગર કોઈ ઓપ્શન નથી સેટરડે ટુ સેટરડે આપણે ટાઈમની કે અનુકૂળતાની કે જે પણ આપણે એક્સક્યુઝ કે એક્સક્યુઝ જ છે હંડ્રેડ જે પણ કહેતા હોઈએ પણ આ લાંબો સમય ચાલે એવું નથી ને ના આ ફ્રૂટફુલ છે કંઈ પણ રીતે બીજી વાત કે પ્રવેશિકા સિવાય ચોર્યાસી વૈષ્ણવની વાર્તા મોસ્ટ આઈએમપી છે બધા માટે કમ્પલસરી છે જ્યાં સુધી આપણે એને ટચ નથી કરતા એ વાર્તાને સમજતા નથી આપણા સિનિયર વૈષ્ણવોને જાણતા નથી મહાપ્રભુજી ગોસાઈજી ગોપીનાથજીની દિનચર્યા એમની હિસ્ટ્રી એમના ઉપદેશ એમના સિદ્ધાંત એમનું બિહેવિયરને જ્યાં સુધી આપણે જાણી શકતા નથી ત્યાં સુધી પુષ્ટિવાળમાં આગળ વધવાનો કોઈ સ્કોપ નથી એટલે વાર્તા ચોર્યાસી વાર્તા વગર તો ચાલશે જ નહીં એટલે મંડે ટુ ફ્રાઈડે નો જે ક્રમ ચાલશે એમાં અલ્ટરનેટ ડેઝ લેશું એક દિવસ વાર્તાજી અને બીજા દિવસે પ્રવેશિકા એ નવેથી સ્ટાર્ટ થશે તો હાલોલના બધા જ તમારું કમ્પલસરી રોજ સાડા દસ થી અગિયાર વિદ્યાપીઠમાં બેસીને કરી શકો છો તો એ સારી વાત છે ઘરેથી પોતપોતાને જોઈન થવું એ ટાઈમના હિસાબે થોડું લેટ છે એટલે ના જ કહેવાય તમારા માટે તો બાર વાગ્યા પહેલા એમે કોઈની રાત નથી પડતી સાંજે નથી પડતી રાત તો શું તો અહીંયા વિદ્યાપીઠમાં બેસીને જ કરજો મંડે ટુ ફ્રાઈડે રોજ ચાલશે પ્રવેશિકા ક્લાસ સેટરડે જે લોકો જોઈન થાય છે એમનું મિસ થશે એવું નથી સેટરડેનો ક્રમ તો એઝ ઇટ ઇઝ ચાલશે પણ ચોવીસ વિષ્ણુની વાર્તા વગેરે ક્રમ જરૂરી છે થવું જોઈએ તેમાં જો તમે જોઈન થઈ શકો છો તો સારી વાત છે ઠીક છે તો હવે હું માંડવી ઓગણત્રીસ ત્રીસ તારીખે જ્યારે પણ પહોંચીશ એના પછીથી એ જ દિવસે સ્ટાર્ટ કરશું આ ક્રમ ટેન થર્ટી ટુ ઇલેવન રોજ અડધો કલાક આ સેમ નંબર ઉપર એક દિવસ વાર્તા છે ને એક દિવસ ચોરાસી વૈષ્ણવની વાર્તા મુંબઈથી તમે લોકો પ્રવેશિકામાં જે પણ જોઈન થાવ છો અને મંડે ટુ ફ્રાઈડેના ક્રમમાં જોડાવાની ઈચ્છા હોય ને ઘરમાં ચોરાસી વૈષ્ણવની વાર્તાની પુસ્તક ન હોય તો અહીંયા આશીષભાઈ અને બ્રજેશભાઈ આવ્યા છે એમને પોતપોતાની રીતે કહી દેજો તમે લોકો અહીંયાથી પુસ્તક લઈ જજો જેને જોઈતી હોય ને તમારા લોકો માટે મેં કમ્પલસરી નથી કીધું પણ સારી વાત છે જો તમે લોકો જોઈન થઈ શકો છો તો ઠીક છે ઉર્વી શ્રુતિ દર્શના બી બધા થજો જોઈન પછી રાજા આ સેટરડે ના તો આપણી આ પુસ્તિકા પૂરી થઈ જશે ને તો પછી એટલે નેક્સ્ટ એટલે સેટરડે સેટરડે સેટરડે ચાલુ હશે તો પછી એના પછી તમે કયો પુસ્તક લેશો એમ એટલે હવે આ પ્રવેશિકા પૂરી હાજી તો એને દિલ્હી દૂર હે હજી તમને લાગે છે કે આ બે ટોપિક બાકી પણ હજી તમારે ઘણું કરવાનું તમે લોકો રિવાઇઝ કરશો પછી એક ઓરલ એક્ઝામ થશે પછી એક રિટર્ન એક્ઝામ થશે પછી નવા ગ્રંથની વાળી છે પણ તો પણ આના પછી પ્રમેયરત્ન સંગ્રહ લેશું ને બ્રિજેશભાઈ લાસ્ટ ટાઈમ પુસ્તક લઈ ગયા હતા એટલે તો બધા પાસે છે પણ મંડે ટુ ફ્રાઈડે ના ક્રમ માટે ચોરાસી વૈષ્ણવની વાર્તાની પુસ્તક જેમની પાસે ન કોઈ અહીંયાથી લઈ જજો કમ્પલસરી રજવા સમાજ કરશું ગુજરાતીમાં નહીં ટેક્સ્ટ તો વ્રજભાષાનું જ બાકી એક્સપ્લેનેશન તો અત્યારે જેમ ગુજરાતીમાં ચાલે છે એ જ રીતે શિક્ષક જેમને ઈચ્છા હોય પ્રવેશિકા ક્લાસમાં જોઈન થવાડો તમે લોકો અહીંયાથી પુસ્તક એમના માટે લઈ જજો ચલો તો માંડવી જઈને મંડે ટુ ફ્રાઈડે ના ક્લાસ સ્ટાર્ટ કરશું અને બાકી નેક્સ્ટ સેટરડે તો આજે પ્રવેશિકાનું છે આગળ ચાલે ઠીક છે તો આજે અહીંયા રાખીએ હા જય શ્રી કૃષ્ણ રાજા જય શ્રી કૃષ્ણ ચલો next join Monday to Friday ha.